જય સ્વામિનારાયણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્ની ક્ષતે ડુક્રોયા કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સત્સંગત્વે નિસંગત્વમ निस्सङ्गत्वे निरमोहत्वम् निरमोहत्वे निश्चलचेतम् निश्चलचेते जीवनमुक्ति भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़ मते सत्संगत्वे निसंगत्व ये श्लोक चाले सत्संग थी असंगता आवे निसंगता નિસંગપણું આવે અસંગપણું આવે એટલે નિર્મોહીપણું આવે નિર્મોહીપણું આવે એટલે નિશ્ચલ ચિત્ત પ્રાપ્ત થાય અને નિશ્ચલ ચિત્તની સ્થિતિ પ્રાપ્ત થાય એટલે જીવન મુક્તિ ની અનુભૂતિ થાય આપણી વાત હજી પહેલે પગથિયે ચાલે છે સત્સંગથી આ બધું થાય છે તો એ સત્સંગ એટલે શું સત્સંગનું સ્વરૂપ આપણે સમજીએ એની કોશિશ કરીએ છીએ પાંચ શરત પૂરી કરીએ ત્યારે સત્સંગ કર્યો કહેવાય કઈ કઈ શ્રવણ સહવાસ સેવા સ્નેહ અને સમર્પણ ક્રમ છે હો આ આડાવડું થાય તોય સત્સંગ છે ને ગૂંચવાઈ જાય પ્રથમ છે શ્રવણ શ્રવણ એટલે ભગવાનની કથા વાર્તા સંતોના મુખેથી સાંભળવી સત્પુરુષોના મુખેથી સાંભળવી આપણે તો શ્રવણ કર્યું એટલે જ અટકી જઈએ છીએ પણ એમાંય શ્રવણ કોને કર્યું કહેવાય એ આપણે ગયા વખતે સાંભળ્યું કે શ્રવણ કરવું એટલે સાંભળ્યા પ્રમાણે સંતોનું માનવું સંતોના વચનનો સ્વીકાર કરવો એ પ્રમાણે આચરણ કરવું પણ આપણે એમ સમજીને બેસી ગયા છીએ કે સાંભળવું એટલે પુણ્ય મળે ધનુર્માસ હોય અધિક માસ હોય કથા સાંભળીએ તો શું થાય કે બહુ પુણ્ય મળે સાંભળવાનું જ બીજું કઈ વિચાર્યું નહીં બીજું આચરણમાં નથી લાવતા સાંભળેલું એટલે આગળની કોઈ પ્રગતિ થતી નથી તો પાંચ શરતમાં શ્રવણ કોને કહેવાય સાંભળ્યું કોને કહેવાય એ આપણે સાંભળ્યું હવે બીજું સ્ટેપ છે કયું સહવાસ ગોખાઈ જવું જોઈએ આ પાંચ વસ્તુ તો આટલું ભૂલાઈ જાય છે તો બીજું ક્યાંથી થાય શ્રવણ સહવાસ સેવા સ્નેહ અને સમર્પણ બસ આ ક્રમ ભૂલાવો જ ન જોઈએ શ્રવણ વિશે આપણે સાંભળ્યું શ્રવણ એટલે સાંભળવું પેલો પેલો રામાયણ નો શ્રવણ નહીં હોય શ્રવણ એટલે સાંભળવું હવે બીજું સ્ટેપ છે સહવાસ સંતોની કથા વાર્તા સાંભળીને જો ખંખેરીને ઉભા થઈ નીકળી જઈએ તો એ કંઈ સત્સંગ નથી પણ સહવાસ હોવો જોઈએ સંતોનો હવે વિચારો આમાંથી કેટલાને સંતોનો સહવાસ છે તો સત્સંગમાં જ એ અર્થ પડેલો છે સત એટલે સત્પુરુષો સાચા સાધુ પુરુષો સંગ એટલે એમનો જોગ સંગાથ ભેળું રહેવું એને જ સત્સંગ કહેવાય કેટલાને સત્સંગ એટલે કે સહવાસ કથા સાંભળે ઘણા કેટલા બધા સાંભળે છે પણ સહવાસ કોને સહવાસ એટલે કોને કોઈ સંતો સાથે બેઠક ઉઠક છે તમારે જેમ સ્નેહીઓ સંબંધીઓ ફ્રેન્ડ સર્કલમાં બેઠક ઉઠક હોય ને રોજ મળવાનું થાય ન મળો તો તમને કઈ ઠીક ના રહે ન મળે તો ફોનથી મળે ગમે તે રીતે કંઈક મળવાનું તો થાય ન મળે તો એમ થાય કે હમણાં કેમ મજા આવતી નથી અને મળ્યા વગર રેવાય નહીં એમ આમાં કેટલા ને એવું હોય છે કે કોઈ સાધુ એને હોય અને એમને મળ્યા વગર એને રહેવાતું ન હોય બોલો બેઠક ઉઠક કેટલા લગભગ જીરો આવે ને દર્શન કરીને વ્યા જાય કથા સાંભળીને વ્યા જાય બધી વસ્તુઓ પણ તમારે પર્સનલ બેઠક ઉઠકોની સાથે આ તો આ બહુ રિયલ વાત છે આ આ વાત ઓછી થતી હોય છે આમ કરવા જેવી નહીં કારણ કે આમાં પછી શું છે કે સમય આપવો પડે પણ મૂળ વાત તો એ જ છે જૂના વખતમાં જે બધાની સ્થિતિઓ થતી ને એની પાછળનું રિયલ કારણ આ છે કે સાધુઓની પાસે બેસ્ટ સમય પુષ્કળ અને સંતોને પણ એક એક ગામમાં મહિનો મહિનો રોકાતા મહિનો મહિનો સહવાસ ભેળા જ બેસવાનું વાડીએ લઈ જવા ત્યાંય બેસે ભલે મંદિરે આખો દીએ એ ચાલે રાખે બહુ જ અંતરથી વિચારો તમારે કોણ સાધુઓ સાથે રોજ તમારે ફ્રેન્ડ સર્કલની જેમ બેઠવા ઉઠવાનો સંબંધ હોય રોજ જે મળવાનું થાય રોજ નહીં તો ચાલો કઈ નહીં તે બે ત્રણ દિવસે એક દિવસે એટલે અઠવાડિયા રાખો અઠવાડિયું તો બહુ લાંબુ કહેવાય પણ છતાંય ચાલો પંદર દિવસે કોઈ મળતો હોય થોડી ઘણી વાતચીત કરો આ છે ત્યાં તમે કેમ જેને દેશી તળપદી ભાષા મેં કહેવાય તમારે કોઈ સંતો સાથે સુવાણ છે સુવાણ એટલે બેઠા ઉઠાની સુખ આવે એમ પછી તમે આવીને ધમા નાખી જાઓ ન પેલાને આમ લાગે કે આ જાય તો સારું અને તમને એમ થાય કે સાંભળ્યું છે તો બેસવું જ જોઈએ આમ એમ કઈ ન થાય સુવાણ એટલે આમ અંદરથી બેને સંવેદના હોય લાગણી હોય યદભાવ હોય મળે તો એમને એમ થાય કે સારું આવ્યા બેઠા એને આપણે ગમીએ આપણને એ ગમે એમ સુવાણ ઘણા ને બહુ આમ સાધુ નું હોય ખરું પણ સાધુ ને એ પાસે બે જરાય ગમે નહીં આનું શું કરવું ખબર નહીં અમુકને અમુકના હેત છે ને એ પણ આક્રમક હોય છે નડે આપણને એમ થાય હવે આ આપણને છોડે તો સારું એમ અથવા જાય તો સારું સુખ નો લેવાય દે ન બેસવાનું ન દર્શનનું નહીં પેલે કઈ ધ્યાન ભજનનું બસ એને એમ જ લાગે કે આપણા માટે જન્મ ધીરો સાધુ એને શું ખાવું જોઈએ વિવેકથી પણ એને એમ થાય કે ના આપણે એક ભાઈ ને ભગત ને મળ્યા અને હરિભક્તોને એમ થાય કે આપણે સાધુ ને મળ્યા અરસપરસ ટ્યુન જેને તમારા આજની ભાષામાં કે ટ્યુન મળે બાકી આમ બેસશો તો કઈ બહુ ફાયદો થાય એવું નથી પાછું એમ તો ઘણા બેસતા હોય પણ અરસપરસ આમ આંખોમાં આમ આનંદ વર્તાય સુખ થાય એવો હેત ભાવ પછી વડીલ નો ભાવ હોય મિત્રનો ભાવ હોય એવા બધા ભાવથી ભગવાનની સાથે જેમ નવધા ભક્તિ છે ને ભાઈ આ કહેવાય નહીં પણ એમ સંતો સાથે પણ નવધા ભક્તિ છે નવ પ્રકાર એમાંથી એકાદ પ્રકારથી પણ જયારે સંતો સાથે જોડાયા હોય તો એને પ્રગટ ભક્તિ પ્રાપ્ત થાય છે બહુ જ શાસ્ત્રોમાં આનો મહિમા છે પણ એ શીખવું જોઈએ વિવેકથી ઘણા બહુ પગે લાગે બહુ પગે લાગે જેટલી વાર નીકળે એટલે લાગે આપણને નડે એવું લાગે પછી એમાં વિવેક હોવો જોઈએ પણ સહવાસ વગર કામ ઘણું બધું નથી થતું એ સમજવા જેવી વાત છે સહ અસ્તિત્વ કો એક્ઝિસ્ટન્સની જેમ જ આ સહવાસ ઉપનિષદનો અર્થ શું છે ઉપ એટલે નજીક નિષદ એટલે બેસવું કેટલો સુંદર શબ્દ છે આ ઉપનિષદ સત્પુરુષો સાધુ પુરુષો ગુરુજનો ગુરુ પાસે જઈને બસ બેસવું એમાંથી પછી બધું થાય પલાઠી માળીને અને નિષદ બેસવું એટલે કેવું આમ એમ બેસી જવું એટલે આમ સુખરૂપ બેસી જવું સુખાસનમાં બેસી જાઓ જાણે ભૂખ્યો માણસ ભોજન કરવા બેઠો હોય પલાઠી વાળી ન બેસી જાય ધોતિયા ઢીલા કરી ભોજનની થાળી ઉપર બે દિવસનો ભૂખ્યો બેસે એમ આમ બેસી જવું એને ઉપનિષદ કહેવાય એને સહવાસ કહેવાય એવો સહવાસ જ્યારે જીવનમાં કેળવાય સાધુ પુરુષો સાથે ત્યારે સત્સંગનું બીજું પગથિયું ચડ્યા એ સહવાસ બહુ જરૂરી છે પણ હવે ઘણાને શું છે ખબર છે એ બધી સીડી છે ને બધી મળે છે એટલે અમે ત્યાં કઈ ધક્કો નહીં ખાતા ત્યાં રાતનો બધું હેરાન થવું એમ કરતા બધો ઘરે છે ને બધી સિસ્ટમ છે એટલે સીડી ચડાઈ કાઢીએ એટલે આખું ઘર સાંભળે અને ત્યાં એટલી બધી સગવડતા કે જયારે બંધ કરવું ત્યારે બંધ થઈ જાય હોય તો તમે બંધ કરો ત્યારે થાય એટલે સુખેથી અમારે સીડીથી સત્સંગ કરીએ છીએ પણ ભાઈ યાદ રાખજો કોઈ પણ ના તમે સીડી પ્રવચનો સારા જ છે પણ એ તો આ બે પ્રકારના જે સ્ટેપ છે ને એના એની નીચેનું આ સ્ટેપ છે તમને એક વાત કહું તમારે ત્યાં ગંગાજળની લોટી હશે જમના જળની લોટીએ છીએ હવે એમાંથી તમે ગંગાજળ લઈ અને એનું આચમન કરો આનંદ આવે કે ના આવે ગંગાજળ જમનાજળ ને આચમન લઈએ ભલે ને આખું ઘર ભેળું થઈને લ્યો પણ આચમનનો આનંદ તો આવે બરાબર હવે ગંગાજળ તમે લોટીમાંથી લઈને ઘરે આચમન લ્યો એક પ્રકાર અને તમે સ્વયં ગંગાજી ઋષિકેશ જાઓ ત્યાં તમે અઠવાડિયું રોકાવ એ સવારનો પહોર એ ગંગાનો કિનારો એ વહેતો ગંગાનો નિર્મળ પ્રવાહ એ ત્યાંનું પવિત્ર વિશુદ્ધ તમ શુદ્ધ પરિશુદ્ધ વાતાવરણ એ ઋષિઓની ભૂમિ અને હિમાલયની ગોદ અને એ બ્રાહ્મ મુહૂર્તનો સમય અને એને કાંઠે તમે બેઠા હો ગંગા વહેતી હોય અને તમે સૂર્ય ઉગતો હોય અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હો કે સાધુનો સંગાત હોય અને જે આનંદ આવે એ ઘરે લોટીના આચમનમાં આવે આવે આ સીડી સાંભળવી એ આના જેવું છે સીડીમાં તમે હિમાલયનું દર્શન કરો અને રૂબરૂ તમે જાતે ચાલીને માનસરોવર જાઓ પુલાશ્રમ જાઓ અને જે આનંદ આવે એ સીડીમાં આવે છતાંય આમ લાગે સારું બધું જ પણ ગંગાને કિનારે જવું ઋષિકેશ જવું માનસરોવર જવું પુલાશ્રમ જવું અને જે આનંદ માણવો એ સીડીમાં નીકળે નહીં એમ ઘરે પ્રવચન સાંભળવા અને ક્યાંય જીવંત સત્સંગ ચાલતો હોય સંત સભામાં જઈને બેસીને સાંભળવું એટલો ભેદ છે એટલે ચેનલમાં ભાગવત કથા સાંભળો રામાયણ સાંભળો કોઈ વક્તાને સાંભળો અને એ સભા મંડપમાં જઈને સાંભળો બંનેનો બહુ ભેદ છે ત્યાં એક માહોલ છે તમે એક દિવસ સીડી સાંભળીને પ્રયોગ કરો ને એક દિવસ તમે કોઈ સભામાં આવીને બેસો અને એમાં જે વાતનો રસ ઝરતો હોય અને જે આનંદ આવે સામૂહિક એકબીજાનો આનંદ જે વૃદ્ધિ પામે એનાથી જીવને બહુ જ શાંતિ મળે છે એ ઘરે નથી થતું એટલે સહવાસમાં આટલો ભેદ છે કે ઘરે સાંભળી લેવો અને સંતો પાસે જઈને બેસવું હિમાલયનું વર્ણન સાંભળવું ગંગાજીનું વર્ણન સાંભળવું અને ગંગાજી પાસે જઈને કાંઠે બેસવું ગંગામાં ડૂબકી મારવી એમાં જેટલો ભેદ છે એટલો ઘરે બેસીને સાંભળવું અને સંતોની પાસે બેસવું એટલો ભેદ છે કઈ જ ન હોય તોય બસ આપણે રામ ગોવિંદ બાપા હતા રાજકોટમાં એ રામ ઉપાસી હતા શાસ્ત્રીજી મહારાજ આપણે ગુરુદેવ એમના રૂમમાં બેઠા હોય ગોવિંદ બાપા કઈ બોલવાનું નહીં બીજું જે સ્વામિનારાયણ કરી લે બસ પછી પૂછવાનું નહીં એ છેલ્લે બસ એ માળા લઈને બેઠા જોઈ રાખે સ્વામી એમનું કામ કરે એ એમનું કામ કરે બસ બેસી રહેવું એ જ આનંદ પણ એ સુખરૂપ બેસતા નડતા નહીં અદભુત છે સહવાસનો તો બહુ મોટી વાત છે સહવાસ આવડવો જોઈએ સહવાસ થવો જોઈએ પણ સહવાસ કરવો કઠણ બહુ છે અને પ્રાપ્તિ પણ મોટી છે પણ કઠણ બહુ છે એટલે લોકો ભાગે છે યાદ રાખજો લોટીમાં ગંગાજળ હોય ને ઘરે આચમન લઈ લેવું બહુ સરળ છે ગંગાજી જવું સમય જોઈએ સંપત્તિ જોઈએ ટિકિટ ભાડાના પૈસા જોઈએ આવવા જવા બધા વાટ ખર્ચી જોઈએ અને શરીરનું સ્વાસ્થ્ય જોઈએ શક્તિ જોઈએ સંપત્તિ જોઈએ સમય જોઈએ ત્યારે ગંગાજી જવાય ઉલ્હાશ્રમ તો વળી એથી કઠણ માન સરોવર એવું જ કઠણ એમનેમ જવાય નહીં એના કરતા ઘેરે સીડીમ બેસીને જોઈ લેવું સારું પડે છે ને એમ કઠણ છે સહવાસ સરળ નથી સાધુઓનો સહવાસ સરળ નથી જો મહાદેવભાઈ દેસાઈ ને તો બધા ઓળખે ને ગાંધીજીના અંતેવાસી મહાદેવજીભાઈ ડાયરીમાં લખ્યું છે કે ગાંધીજીની સાથે રહેવું એમની સાથે હરપળે જીવવાનું મળે એનું સામીપ્ય સાથે રહેવાનું મળે એ બહુ મોટા ભાગ્ય પરંતુ એટલું પરમ સત્ય છે કે ગાંધીજીની સાથે રહેવું એટલે આગના ભઠ્ઠા સાથે રહેવું બહુ કઠણ ગમે ત્યારે એમનો રોષ ફાટી નીકળે આપણું મનનું ધાર્યું કાંઈ થાય નહીં અસ્તિત્વ ઓગાળીને રહેવાનું અહંકારની તો વાત જ નહીં આવે ગમે ત્યારે રોકે ટોકે ખખડાવે વડે આપણું કાંઈ ચાલવા જ ના દે આપણને લાગતું હોય સાચું એમને મતે ખોટું હોય તો ખોટું સ્વીકારવાનું આપણી કાંઈ ભૂલ ન હોય તોય આપણે એમ કહેવાનું કે આ ભૂલ છે બહુ કઠણ છે ગાંધીજી સાથે રહેવું કઈ સહેલું હતું એક પેન્સિલ ભૂલી ગયા હોય તો ત્રણ ગાઉ દોડાવે દોડાવતા ને હવે આપણને એમ થાય કે આના કરતા ત્રણ પૈસાની બીજી લાવીને લઈ લેતા હોય તો પણ નો આર્ગ્યુમેન્ટ એટ ઓલ એક પગ ઘસવાનું મેલ ઘસવાનું ઠીકરું જો આડાવડું થઈ ગયું હોય તો ગાંધીજી ધૂળ કાઢી નાખે જાય જ ક્યાં રહેવું બહુ કઠણ છે સાથે સરળ નથી કેટલો ઘસારો આવે સ્વભાવનો મનનો માનનો એ ભૂખ્યા છે તરસ્યા છે કે એ બધું ખ્યાલ રાખવાનું એ તમારું ભૂલી જાય તો તમારે નહીં ગણવાનું તમે એમ ધોખો કરો કે પોતે ખાઈ લીધું ને આપણું પૂછતા નથી તો ગયા ભેળા હોય તો ગયા સહવાસ નથી કેટલું કઠણ છે સહવાસ સરળ નથી હો તો આત્માનંદ સ્વામી એમના મંડળમાં રહેવું શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું છે લલોચોપો રાખીને ભેળું રહેવું નહીં રોકે ટોકે વડે તો કામ થાય ત્યારે બધા ભાગે છે શું કામ અમને શું કામ કીએ જો સહવાસના તકલીફ આ છે ને અમુક ન મોઢા દેખાડે શું કામ શા માટે ન દેખાડે વળી પાછા કઈક આપણને વળશે આત્માનંદ સ્વામીની સાથે એના મંડળમાં ફરવું બહુ જ કઠણ બોલો એ સભા ચાલતી હોય કે ગમે ત્યાં બેઠા હોય આત્માદાન સ્વામી એ તરત સાવધાની જોયા જ રાખતા જો આમ બેઠા હોય ને ગામડામાં પેલી ઓળીપાની ગાયરો રહેતી ને આમ સેજે માણસનો સ્વભાવ નખ ભરાવીને પેલી ઓલી ઘઉંની ઓલી પેલી હોય સળી એને આમ કાઢે આત્માનંદ સ્વામી તરત ધ્યાન જાય એટલે તરત બોલે અનિડો મનને રમાડો છો ને એટલે તરત સાવધાન થઈ જાય વળી આમ કોઈ આમ મંડે કરવા તો કે નીડો હાથમાં ચંચળતા આવીને વળી આમ થઈ જાય અનીડો કમરથી ઢીલા પીડ્યા ને તમને લાકડા જેવા કરી મૂકે પણ એવો કેનારો પેલા કેટલો સજાગ હોય ત્યારે કે એ જોલા ખાધો તમને એમ ક્યાં હુઈ ગયા કોણ કોને કહે ત્યારે એ સજાગ હોય ને એવું જ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સાથે રહેવું પરમ ભાગ્ય પણ એ આગના ભઠ્ઠા જેવું કામ એ ગાડીમાં બેઠા હો તમે આ તો એક જ દ્રષ્ટાંત ગાડીનું આપણે કહીએ તો પર્યાપ્ત છે બેઠા એટલે એ જમણા હાથમાં લાકડી હોય બેઠા એમાં ટેપ બેપ કઈ આવતું જ નહીં ગાડી શરૂ થઈ તરત જ કીર્તનો જન્મંગળ તે ત્રણ ત્રણ કલાક ચાર ચાર કલાકની જર્ની હોય પાંચ પાંચ કલાક ચાલો હવે એક બે કીર્તન બોલીને તમે જો પૂરું કરો તો તરત જોવે કેમ સુઈ ગયા અને પાછા આપણે બોલીએ ને એ ન સુવે હા એ જેવું તમે કીર્તન ઉપાડ્યું એટલે તરત લાકડીના ઉપલા હાથા ઉપર એના ટપોરે આંગળીઓ હાલતી હોય અને એના એક એક મર્મ સાથે એમનો આમ મસ્તક હલતું હોય રસ પીતા હોય જરાય પેલું ને અને સેજ કીર્તનના ઉચ્ચારમાં ફરક પડે તો તરત એમ કે જો એ આમ નથી આમ બોલાય લો ઉભારો ગાઈ દઉં ચોપડી ખોલો એટલે તરત કે કેમ કંઠે નથી અમારે આટલું એટલું કંઠે હતું લે હું બોલી દઉં એમ છે કઈ સભા હોય સભામાં બેઠા હોય અમે તો છેટ કેટલા વર્ષે એમની પાસે આવ્યા હશું સિત્તેર વર્ષે ઉંમર હશે ત્યારે એમની સાથે આવ્યા હશું પણ તોય સિત્તેર તોતેર વર્ષ પછી આપણે જોઈએ છે તોય સભામાં બેઠા હોય આમાં હોય બેઠા આગળ પાછળ ધ્યાન હોય લ્યો એ સેજ આમ જોઈ લે ત્યાં ખબર પડી જાય તરત જ કે કેમ મોડું બંધ થઈ ગયું નીમ બોલતા હતા ને ઓઢણીઓ કેમ ન બોલ્યા ક્યાં વૈયા ગયા હતા આજે કોણ કે એમ બહુ જ કઠ એક મચ્છરદાની તમે બાંધો તોય જો છેડો ત્રાસો હોય તો કે આ સીધો છે તમને આ હરખું નથી કરતા આવડતું તો જીવનમાં હરખું શું કરતા આવડશે અને એ જ વાત રામકૃષ્ણ પરમહંસ કહેતા કોઈ એની પાસે સાધક આવે ને તો કે લ્યો હાવણો ચોક વાળી નાખો એ ચોક વાળીને આવે એટલે એના તું માપ કાઢી લે તો કે કેમ તો કે જેને ફળિયું વાળતા ન આવડે ને હૈયું વાળતા ન આવડે ફળે ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખે તો એ પણ આમ એટલે મહારાજે પણ વચનામૃતમાં કીધું છે કે જે સંસારમાં અતિ આસક્તિથી ચોંટ્યો હોય એને જયારે ભગવાનમાં યદ થાય ત્યારે એ પણ એટલો જ ભગવાનમાં આસક્તિથી ચોંટે પણ જેને સંસારમાં પણ કાંઈ રસ ન હોય તો ભગવાનમાં પણ કોરો કાટ જ રે છે ને એ વાત એટલે પ્રેમની જેમ વાત છે એમાં જ આ જીવનની શુદ્ધિની વાત છે એ વગર નથી પણ કેવું આકરું છે ભાઈ કાંઈ તમારી પાસે વસ્તુ હોય તો તરત પૂછે શું છે કોણ આપી ગયું બોલો હવે ઘણી વાર આપણે કાંઈ બીજો મૂકી ગયો તોય વારો ચડે હરિભગત એની મેળે મૂકી ગયા હોય તોય વારો ચડે આ ક્યાંથી લાવ્યા ખબર ને તો કોઈ મૂકી ગયું તમારે કીધા વગર મૂકી જાય બધા હું વધારાનું છે <laughs> કઠણ છે પણ સ્વભાવ વધે નહીં માણસ ક્યાં જાય વધે એ જ કામ છે બહુ આકરું છે આજે તો એના સેવકો સદગુરુ સંતો એના સેવકના સેવક હોય છે એની અનુવૃત્તિમાં મરજીમાં રે ત્યારે ઓલો રે અને અમુક જગ્યાએ પછી તો વાત જ મૂકી ગયો છે શિષ્ય એમ કે મારે રેડિયો લેવો છે લઈ લે મારે કલર ટીવી લેવું મોટું લઈ લે તો રે નહીતર વયો જાય સામ સામી ગુરુતા અને સામ સામી મુમુક્ષતાનો મેળ પડે ત્યારે ભગવત પ્રાપ્તિ થાય છે એમનેમ થતી તો કઠણ છે સવાસ શ્રીજી મહારાજની સાથે રહેવું એ કઈ નાના ભાગ્યની વાત છે પરમ ભાગ્ય હોય ત્યારે ભગવાન આપણને ઘણી વાર એમ થાય કે શ્રીજી મહારાજની વખતે હોત તો કેવું થાત હા શું હોત મોઢું છે એમને હારે રહેવાનું ધન્યવાદ દેવા પડે એ સંતોને અને તોય કેટલાય સંતો વયા જતા પ્રાપ્તિ કેવી અને સહવાસ કરવો સહેલું નહોતું મોટા ઉમંગથી જ આવ્યા છે ભગવાનનો નિશ્ચય હોય જાણીને આવ્યા હોય ત્યારે તો તત્કાળ મસ્તક મુંડાવીને ભેગ પહેર્યો હોય પણ શું એમને સહવાસમાં રહેવું તાપ એટલે કેવો પણ ઓહો મહારાજ કે આ નિયમ ને આ વ્રત ને આ તપ ને આ બધો સાધુ અને એ બધું અક્ષરધામમાં જ લાવ્યા છે વાહ જોવા મળ્યું પહેલી વાર બહુ જ કઠણ બધા સંતોને કોથળા પહેરવાને હુકમ કરે કેવા કેવા મોટા મહાપુરુષો એટલે કેવા મઠના અધિકારીઓ રાજ રજવાડાઓના ગામધણી દરબારો સુખી માણસો હે કોથળા પહેરાવે ગોઠણ સુધી આવે એટલું બસ પહેરાવે કોથળો પહેર ઉપર કઈ ઓઢવાનું નહીં અને એવી રીતે કઈ ઘરે થોડું બેસી રહેવાનું ગામડે ગામડે ફરવાનું કેવા લાગે તમે વિચાર તો કરો આપણે અહીંથી લઈને એટલે રોડ ને સામે કાંઠાવન કીધું હોય તો આમાં કેટલા કોથળા પહેરીને જાય જાય કેમ જવાય એમ અને ગામડે ગામડે કોથળા પહેરીને રખડવું ટાટ કંતાન વળી પાછું પ્રકરણ ફેરવીને એકસો ચૌદ પ્રકરણ મહારાજ ફેરવ્યા હતા કે બધા સાધુએ લાજ કાઢવાની અને આગળ એક હોય મંડળનો મોટેરો એને નહીં કાઢવાની એ આગળ ચાલે બીજા એના છેડા પકડી પકડી એકબીજાના ચાલે હવે ગામ વચાળેથી આમ નીકળવું હાંસી મશ્કરી તમે કલ્પના કરો તો એમ થાય કોઈ રીએ નહીં ઘરે ભાગી જાય અને તોય એ બ્રહ્માનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી ને સુકાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી જે આમ દ્રષ્ટિ કરે તો બ્રહ્માંડ હલી જાય આમ રખડતા કે કલ્પના કરીએ તો એમ લાગે કે શું કહેવાય એમ લાજ કાઢી બૈરાની જેમ અને ગામ વચાળી એક ગામથી બીજે ગામ જવું ભિક્ષા માગવા આમાં માયલા જતા આવે માથે લાજુ કાઢી હોય ગામ કેવું દાંત કાઢતું છે સાથે રહેવું જુઓ માંથી થાય નહીં ખાવાનું શેરડીમાંથી થાય નહીં ખાવાનું ગળ્યું ચીકણું કંઈ ખાવાનું નહીં લોટના ગોળા એ જળમાં બોળવાના નદી હાલી જતી હોય તળાવ એમાં અને એ ગોળો વાળી ખાઈ જવા નહીં નમક નહીં કાંઈ અને આપણે તો સરસ મજાના રોટલી દાળ ભાત શાક હોય તોય પાછું ઉપરથી મીઠું જોઈએ ઉપરથી લસણીયો મસાલો જોઈએ એ ઓલા રાયતા મેથિયા મેથિયા મરચા છે ને આ મેથિયા મરચા આવવા દો પાપડ તો જોશે મીઠું નહીં નાખવાનું છાશ પાણીની કડકડતા ઉનાળામાં શિયાળાની કડકડતી ઠંડીમાં કાંઈ ઓઢવાનું નહીં ને એમદમ રાતે ખુલ્લામાં પડ્યું રહ્યું એ જમાનાની ટાઈટ કે જે માટલાના પાણી બરફ થઈ જતા અને એમાં સંતો ઘણા જ લાકડા જેવા થઈ જ જતા તોય ઓઢવાનું નહીં ઓથ નહીં લેવાનું એટલે નહીં લેવાનું કોણ રે તમે વિચાર કરો એમ થાય કે આના કરતા ઘરે રહીને ભજન કરવું સારું થાય જ ને સો થાય કેમ ટાઈટ સહાય બહુ કઠણ જે રાત આંધળા થઈ જતા સંતો દેખાય નહીં રાત પડે કે આંધળા થઈ જાય આવું થઈ ગયું પછી બ્રહ્માનંદ સ્વામી સંત મંડળ લઈને ગરડા આવ્યા બ્રહ્માનંદ સ્વામી આવી સાંજના ટાણે આવ્યા મહારાજને દંડોત કર્યા મહારાજ ખુશ થઈ ગયા મહારાજ કહો આજે બ્રહ્મમુનિ આવ્યા છે બ્રહ્મમુનિ આજે તમે સંગીત સંભળાવો ભજન સંભળાવો કીર્તન સંભળાવો બ્રહ્માનંદ સ્વામી કે સંભળાવે મહારાજ એ આપણા સંતો મંડળના છે એમાંથી કોઈ દેખતો હોય તો સિતાર લેતા હો મહારાજ કે કેમ બ્રહ્માનંદ સાહેબ એમ બોલો છો તો કે ના નહીં જે છે એવી પરિસ્થિતિ કહું છું અરે એવું હોય કે આ બધા સંતો ના મહારાજ આ તમે દૂધ દહીં છાસ ઉનાળાની આગ ગરમી બધું બંધ કરાયું છે બધા સંતો અમે એક બે સિવાય બધા રાતે કાંઈ દેખતા નથી એવી ગરમી ચડી ગઈ છે આંખોમાં મગજમાં મહારાજની આંખમાં આંસુ આવી ઓહો મારા વચને આટલું બધું સહો હા મહારાજ અમને દુઃખ નથી પણ તમે રાજી હો ને બસ ત્યારે આવા દુઃખમાં એમ ગાતા હતા આનંદ આપ્યો અતિ ખૂબ આનંદ આપ્યો હવે શું આનંદ છે કયો લ્યો બહુ ગજબ છે અને પાછું આવું ખાવાનું ઠેકાણું નહીં અને જ્યાં જાય ત્યાં માર તો તૈયાર પાછો લાકડીઓને એ કેમ જેને જન્મીને કોઈ ટાપલી ન અડાડી હોય એને ઢોરની જેમ માર મારે અને તોય પાછા એ ઉભા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે અને એમ કે ભાઈ તમારે લાકડી પડી છે લઈ લ્યો આમાં કોકના હાથમાં આવી જાય તલવાર પડી છે એ લઈ લ્યો કદાચ આમાં ઘણા ક્ષત્રિયો છે કોઈને કદાચ આમ તમો ગુણ રજોગુણ આવી ગયો ભાગ જોગે તો આમાંથી એક ને નહીં તમને રેવા દે તમે એમ માનો છો કે આ બધા પાણી વાળતા વાળતા આવ્યા છો બોલો કેવું છે એમ સો દોઢસો સંતોને લઈને સ્વરૂપાનંદ સ્વામી વગેરે જામનગર ગયા હોય એ પ્રકરણ ત્યારે એવું કે જ્યાં અપમાન થાય ત્યાં રહેવાનું અને જામનગરમાં ખૂબ અપમાન થાય સંતોનું એટલે ત્યાં તળાવની પાડે ધામા નાખ્યા અપમાન થાય ત્યાં રહેવાનું અને સન્માન થાય ત્યાંથી તરત હાલી નીકળવાનું હવે આ કઈ સહેલું કેવું કઠણ તમે જો સાથે રહેવું એટલે ખાવાનું કઈ મળે નહીં અપમાન ખૂબ થાય પાણી પેટમાં ખાલી વાગે એટલે તળાવમાં ઊંધા પડીને સંતો પેલી કાંપ ઉપર ખારાશ જામી ગઈ પાણીની એ સ્વરૂપાનંદ સ્વામીની આજ્ઞા લઈને ઊંધા પડીને ઢોરની જેમ ચાટે આપણા ગુરુજનોની આ વાત છે એટલે સેજ જીભમાં ખારાશ આવે અને પછી ગાળીને ઠાકોરજીને ધરાવી મનોમન જળ પીએ અને વૃક્ષોની નીચે બેસીને બધા ભજન કરે કઈ ખાવાનું ક્યારેક પેલા શાક બકાલા વાળા બધા આવે ને પાંદડા શાકભાજી ધોઈ જાય તો તાંજળિયાના પાંદડા ભાજીના પાલા ને કોઈ મૂળાના પાંદડા ની હોય તો એ તરણા વીણે પણ દોઢસો જણાને શું આવે આવું ખાવા દિવસો જાય કાગળ વાત બહુ લાંબી છે પછી સ્વામીને એમ લાગ્યું કે આમાં ઘણા નવા સંતો છે બિચારા આમાં મુમુક્ષુ છે આટલું બધું સહન ન થાય એટલે મહારાજે ગઢપુર કાગળ લખ્યો કે આવી દશા છે તો મહારાજે એનાથી આકરો કાગળ લખ્યો ઉલટાનો આશ્વાસનની તો વાત જ નહીં અને એમાં એવા મુમુક્ષોની દ્રષ્ટાંત આપ્યું જેને કાંઈ ખાવા ન મળતું એટલે ચોખાનું ધોણ ધોઈને ત્રણ ત્રણ ચાર ચાર જણા એક પછી એક રીએ છે ને એ કાગળમાં લખ્યું તમારે એવું તો નથી એમ કરીને ઠપકો દીધો કાંઈ બોલ્યા જ નહીં પછી એમાં પછી જામ સાહેબ એક દિવસ ઘોડાગાડીમાં ફરવા નીકળ્યા આ બધું જોયું એટલે પછી કીધું કે આ ભગવાન કોના સંતો છે દીવાન પૂછો ને આવીને તપાસ કરી કે ભગવાન સ્વામિનારાયણના છે તો આટલા બધા સંતો ભોજનનું શું કરે છે પૂછો તો કે ભોજનનું તો મળતું નથી પણ બેઠા છે પાણી પીએ અને બેઠા છે ઓહો જાઓ જાઓ દીવાની વ્યવસ્થા કર પાક્કા સીધાની વ્યવસ્થા કરી આવ્યું આવ્યું એટલે જીમા બીજેથી ચાલતા થઈ ગયા કેમ સન્માન થયું ને સન્માનથી નીકળી જવાનું હવે પાછું ક્યાં રસ્તા મળે એ પાછી ભૂખ ભાઈ નિત્યાનંદ સ્વામી હાલી ન શક્યા બેસી ગયા બધા સંતો ખમા ખમા કરતા બેઠા પછી વાડીઓ ખેતર આવતી હોય એમાં ગુવાર વીણાઈ ગયા પછી છોડવા છોડી દીધા હોય તે ગુવાર કોળાયા હોય એના કુણા પાંદડા ફૂટેલા સ્વરૂપાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી આ થોડા ગુવારના કુણા પાંદડા ખાઓ અને ઠીક પડે તો ચલાશે એ ઢોર ખાય એ નિત્યાનંદ સ્વામી ખાધું અને પછી ચાલ્યા લ્યો છે ને રેવું કઈ સહેલું છે સહવાસનું પણ એટલા સહવાસ પછી જયારે ગઢપુર આવે અને એ સહજાનંદ સ્વામી પ્રભુ પ્રભુ ઉભા થાય ને બથમાં ગાલીને ભેટે ત્યારે ચોથા રાસુએ રડે અને એવો બ્રહ્માનંદ વરસે કે અનંત કોટી બ્રહ્માંડોમાં આનંદ ન હોય એવો આનંદ આવે બધું ભૂલાઈ જાય ત્યારે એ બ્રહ્મરસ વરસતો હતો એવો આનંદ આવે એવી બ્રહ્મ દેહ ભાવ ટળી એવો બ્રહ્માનંદ આપણને તો એ ભગવાનની મૂર્તિનું જે સુખ છે ને એની ગંધી વાછટની જણી નથી એવું ભગવાનની મૂર્તિમાં સુખ છે વાછટે નથી આ તો પંદર વીસ મિનિટ ખરખી માળા થાય તો કે બહુ ભજનનું સુખ આવે છે શું ભાઈ સુખ વાછટે નથી એવું છે પણ વાતે સાચી ને કોલસો છે ને એનું શુદ્ધરૂપ હીરો છે ને ડાયમંડ કોલસામાંથી જ થાય છે ઓછો ભાર જેને સહન કર્યો એ કોલસો રહ્યો અને જેને ભયંકર ગરમી અને વજન ઝીલ્યો દબાણ ઝીલ્યું એનો હીરો થયો એકદમ કાળો કોલસો છે એમાં તમને કાંઈ દેખાય અને જેને તાપ સહન કર્યો દબાણ સહન કર્યું વજન સહન કર્યો એનો હીરો થયો ડાયમંડ થયો કેવો પારદર્શક કેટલી કિંમત લાખો કરોડો એ તો જેટલો જેટલો તાપ સહન કરે એટલી જ એને ઉચ્ચ પ્રાપ્તિ થાય છે સહવાસથી થાય છે સહવાસમાં સહન કરવું પડે સોનાના દાગીનો સોનું તમારી પાસે એક કિલો હોય પણ એનો કઈ વચમાં હોલ પાડીને પહેરીને ફરવા નીકળાય છે એક કિલોનું એને ઘાટ ઘડવા પડે ઘાટ ઘડવા એટલે સોની તમે પૂછજો જતડામાંથી તાર કાઢે વાળ જેવો એ એમનેમ નીકળે એટલે એનો જતરડામાંથી આમ કાઢે ને તમે જુઓ અરે આ લોકો આ લોખંડની ફેક્ટરી વાળા ત્યાં તમે જઈ સળિયા અને બધું બનાવતા હોય ત્યાં બારસો ડિગ્રીમાં જે તાપમાં એ લોઢું ગરમ થાય ને પછી એનું ઓલામાંથી આમ જે પસાર થાય ને આવડું લાંબુ થઈ જાય હોય તો એટલું આવડું લાંબુ થઈ જાય બીજી વાર નાખી તો થઈ જાય <laughs> જ્યાં ત્રીજી ચોથી વાર નાખે ત્યાં તો હાયલું જ જાય તમારું હર હર હર હર હર હર એ તો લોખંડને પૂછે જ ખબર પડે તને કેટલી તકલીફ પડે છે એ જો આત્મકથા લખવા બેસે તો આ લોખંડની મિલ વાળાને તો આવડી આવડી દે કેમ કેટલું કઠણ છે એ ચતરડામાંથી નીકળી જવું અને આમ બનવું પણ એ વગર લોઢાની કિંમત થતી પથ્થરની આરસની શિલા હોય એને કોઈ પગે ન લાગે પણ એ કેટલા તીણા ટાંચણા સહિત સહન કરે ત્યારે મૂર્તિ થાય પૂજ્ય થાય છે એમ એકાંતિક ભક્ત થવું અને એકાંતિક સાધુ થવું એ એવા સત્પુરુષોના ભીડામાં સહવાસમાં રહ્યા વગર થતું નથી બાકી તો મનથી મોજથી ઘરે રહીએ ઠાકોરજી સેવા કરીએ અને કથા સાંભળીએ મોજ માનીએ તે તો અલગ જ છે પણ સામ સામે આવીને સ્વભાવ દેખાય ને જે રોકે ને ટોકે ને ને ત્યારે ખબર પડે સંતનો મહિમા બાકી તો સુખ જ છે ને ઘરે શું વાંધો છે માગો ત્યારે ચા આવે દૂધ આવે કોફી આવે ખાવા પીવાનો નાસ્તા આ તે બધું પાણી બૈરા છોકરા છોકરા રમાડો આ રે બધું કરો મોજ જ છે એમાં ક્યાં શું દુઃખ છે કોણ કહેવાનું છે ઉલટાનું તમારો તમે ત્યાં બોસી જમ કરો ગગલાવો આને ગગલાવો આને મા બાપને ગગલાવો બધાને ગગલાવો સ્વભાવનો તો સુખ આવે પણ અહીંયા રહેવું ને સંતો પાસે એ તો જે આમાં કોક કોક રહ્યા છે એને ખબર હશે ભાઈ કાંઈ ન હોય તો કેટલું સાંભળવું પડે હમ સેવા જ કરવા આવ્યા હોય તોય આ સામૂહિક કામ કરતા હોય ત્યારે સેવા હોય ત્યારે ઘસારા વગર થાય છે પણ એમાં જે આમ સમજીને કરતા હોય આજે આ બધા સમર્પિત થઈને આ બધા કામ કરતા હોય છે એ બધાને પૂછો કેટલું કરવું થોડુંક કામ માટે કેટલું રગરગવું પડે નિર્માની થવું પડે માન મૂકવું પડે બધું મૂકવું પડે અને કાંઈ ન હોય નિવૃત્ત ઘરે ભજન કરે તેને ક્યાં વાંધો છે પણ જે સહવાજ કરે છે અને જે ટીચાય છે એના ઉપર જે ભગવાનનો સંતોનો રાજીપો હોય છે એ ઘરે બેસીને પોતાનો મહારાજે કીધું ને કે ભાઈ પોતાના સ્વભાવને આ લાવે કઠણ પડે તો ત્યાંથી ભાગી છૂટે અને પછી થાય એવું ભજન કરે પણ સંતના ભીડામાં જેને મહિમા ન હોય નિષ્ઠા ન હોય એનાથી રહેવાય નહી ભાગી છૂટે એટલે શું સ્વભાવ ન છોડે પણ સત્સંગ છોડે જયારે કરવાનું છું કે સ્વભાવ છોડવાના પણ સંતોનો સંગ છોડવો નહીં ત્યારે આપણે શું કરીએ કે બસ હવે કઈ બહુ સુખ નથી આવતો ઘરે રહી ભજન કરશું આમાં શું થયું સત્સંગ છોડ્યો પણ સ્વભાવ છોડ્યો અને સ્વભાવ છોડવો બહુ કઠણ છે આ લોકો ઝેર પીન મરી શું કામ જાય છે સ્વભાવ છોડવો પડે એટલે સ્વભાવ છોડી દે તેને કઈ આપઘાત કરવાનો પડે સાસુઓન ભોવોન હળગી જાય બધી ઘણી તકલીફો હશે બધા છોકરાઓના અંતે બધા પણ મૂળ તો પ્રોબ્લેમ તો સ્વભાવનો ગણો ને સ્વભાવ ન મૂકે સત્સંગ મૂકી દે ત્યારે કરવાનું શું છે કે સ્વભાવ મૂકવાનો છે અને સ્વભાવ મૂકવો એ જ માયા મૂકી અને માયા મૂકી એટલે ભગવાન નજીક આવ્યો પડદો હટ્યો એટલે ભગવાન દેખાણ હવે સ્વભાવના આવરણ મનના આવરણ એ બધું ઢાંકી રાખે ને પછી ગમે તેટલો સત્સંગ કરે સત્સંગ કર્યો કહેવાય નહીં જો છે ને સહવાસનો બહુ મોટો ફાયદો છે આ રોકવા ટોકવાની વાત તો છે ભાઈ એ સત્સંગ છે એનો કોઈ વાંધો નથી પણ એનાથી મીઠી વાત એ છે કે તમારે જેટલી ઠંડક જોતી હોય ને એટલું તમારે એસી પાસે બેસવું પડે એસી ચાલુ હોય ને અડધો ગાવ જઈને બેસો કોઈ સંજોગોમાં તમને ઠંડક મળે જો ઠંડક જોતી હોય ટાઢું જોતું હોય શાંતિ જોઈતી હોય તો એસી પાસે જેમ બેસવું પડે એમ સંતોની પાસે બેસવું જ પડે એ વગર ઠંડક મળે નહીં આ ઉનાળાની ગરમી ઓળખાય એટલે મારે જો ક્યાંય ઠંડુ ઘણાય ના બિગ બજાર ને એવું કાંઈ લેવું ન હોય તો ઘુસી જાય <laughs> આવા તો આપણે ઘણા નમૂના જોતા હોય અમે વર્ષો પહેલા મુંબઈ ગયેલા અને ત્યાં પધરામણી ના ત્યાં એવા પકડાઈ ગયા ને એવું બધું ઉનાળો ભયંકર ગરમી ત્યાંનું એટલું બધું બફારો ને એવું બધું તે પછી જે એક દુકાન હારી બાળીને આમ ઓલી ઘેરા રંગના કાચ વાળી એમાં ઘુસી ગયા બોલો એટલું થયું કે અમારે પાછું પાણી પીવાનું નહીં એટલું બધું થઈ ગયું કે આમ એમ લાગ્યું હવે આપણે કોઈક ચક્કર ખાઈને પડશું તો પછી જે ભાળી દુકાનમાં ઘરી ગયા તે લોઢાની દુકાન <laughs> આ બોલ બેરિંગ એવું બધું એવું ઓલા થયું કે આ મહારાજોને આ શું લેવું છે આપણો થોડોક આ બધો આ પ્રવૃત્તિનો માર્ગ એટલે મીંડા જોવા જતા ફાવતું બીજા ખુરશીએ બેઠા ઓલા બધા જોવા મંડ્યા એટલે એને ત્યાં પસંદ કરે છે અડધો કલાક બધાને હો વળ્યો એટલે બહાર નીકળી ગયા પછી બહાર નીકળ્યા ઓલા પૂછ્યું કે કેમ કઈ લેવું નથી તો કે અમારે જોઈએ એવો માલ નથી પણ મનમાં કીધું ભગવાન તારું સારું કરે આ બધાને શાંતિ વળે તો ભગવાન તારું સારું કરે એટલે ઘણા આવી રીતે ઘરી જાય લેવું ન હોય પણ એનો અર્થ શું ઠંડક જોતી હોય તો પાસે જવું પડે નહીતર ના થાય એમ આ આધિ વ્યાધિ ઉપાધિથી સંસાર ભરેલો છે એમાં જો શાંતિ જોઈતી હોય તો સંતોની પાસે બેસવું જ પડે ત્યાં જાય અને જોવો ને દિન દુખિયારાઓ બધા સંતો પાસે જ જાય છે ને પર આ પૂર્વની વાત છે ભાઈ આજે ભલે કળિયુગ ગમે તેવો હોય પણ આજે પણ દુખી માણસોને જો આ વિશ્વમાં ક્યાંય આશ્વાસન મળતું હોય ને તો ભગવા કપડાવાળા પાસે જ મળે છે પેલો કદાચ હાવ ખોટો હશે પણ તોય એને એ કપડાને માનીને પોતે હૈયું મૂકે છે તોય કાંઈ કેમ થાય છે સારું લાગે તો સાચો મળે તો વાત જ શું હે ખોટો માનીને એ પગમાં પડીને એમ થાય કે આલો એક સાધુ આગળ રોઈ તો લીધું તોય હળવો થઈ જાય છે અને ઓલો હાવ ખોટો હોય તો હાથ ફેરવે તો એમ થાય ચાલો હવે આપણે કઈક શાંતિ ધોળી સાચાની તો શું વાત છે કેવું છે એમ તો આપણે રાજકોટની પાસે રાજ સમઢિયાળા ગામ છે આદર્શ ગામ તરીકે પંકાય છે એ આદર્શ ગામ બનાવનાર તો મૂળ હરદેવસિંહ દરબાર હવે એમના માતાનું નામ ગજરાબા હરદેવની ઉંમર ઓગણીસ વર્ષ એનો ભાઈ નાનો હરજી તેની સત્તર વર્ષની ઉંમર છે માં અને બે દીકરા સ્ત્રીઓ અસલ હવે ગામમાં માથા ભારે બધા અમુક લોકોનો ત્રાસ ભરવાડો નાવાનો એટલે સરસ મજાનું ચોમાસું જામ્યું હોય ને તો એ બધા ગાયો ભેંસોનો બધો ભેળાણ કરી નાખે ઉભા મોલમાં મૂકી દે જે મોલાત ઉગી હોય ને ખેડૂતને આશાના કાંગરા બંધાણા હોય તે માથા ભારે ભરવાડો એ ભેલાણ કરી દે અને ભેંયો ગાયો ભેંસો આ બધું ચરે ખૂંદી નાખે પેલા કળીએ કળીએ જીવ કપાય પણ આવા માથા ભારે બધા માણસો એવા કાંઈ બોલાય નહીં ગજરાબાને એમ થાય પ્રજા કોઈ વાત કરે તો એને એમ થાય કે મારું આનો આવી રીતે તો કઈ આ ગરીબ બિચારા મહેનત કરનારા એનું આવી રીતે ભેળાણ કરવાનું વ્યવસ્થિત માગે તો આનો ખાવાય આપે પશુઓને માટે પણ આ છૂટા જ મૂકી દેવાના મગફળીમાં કપાસમાં કાંઈ હાથમાં આવે નહીં ઉજેરીને મોટું કર્યું હોય અને કાંઈ બોલાય નહીં મારી જ નાખે આજે પણ ઘણી જગ્યાએ ક્યાંક ક્યાંક એવું છે આ રાજ સમઢિયાળાની આવી પરિસ્થિતિ એમાં પછી ચણવણ થતા થતા અમુક ખેડૂતોએ કીધું કે આનું તો કંઈક કરવું પડે આ દર વર્ષે આવી રીતે રાખ રહેવાનું એટલે એક પટેલ આગેવાન થયા ને રાજકોટમાં પોલીસમાં ફરિયાદ કરી એ ફરિયાદ કરી એટલે વધારે વિફર્યા ગામ લોકોને થઈ ગયું કે હવે આ લોકો આપણે મારશે જ અને આગેવાન હતો એને એમ થઈ ગયું કે વીણી જ લેવાના છે હવે કરવું શું પોલીસ તો રાજકોટની હજી રાજકોટ પડી રહે અને આપણું ધમરોળાઈ જવાનું છે પણ હશે બીજું તમે શું કરવું એમાં એ જે આગેવાન હતો એ અને એના ત્રણ દીકરા ખેતીમાં કામ કરે ખેતરમાં અને આ માથા ભારે દસ બાર જણા ટોળો હાથમાં ભાલા તરિયા તલવારો પેલી કુહાડીઓ લઈને તલવારો લઈને આવ્યા ધોટ મૂક્યા મારો મારો કરીને અને આમણે જોયું આવ્યા કાળ હવે દસ બાર પંદર જણા હોય ને આ ત્રણ ચાર જણા હથિયાર વગરના ઓલાની પાસે તો કુહાડીને ધારિયા તલવારો ખેડૂતે કે ભૂંડી કરી એ બાપ અને ત્રણેય દીકરાઓ ભાગ્યા એને મશીન રાખવાનું ઓઇલ એન્જિન રાખવાની ઓરડી હતી એ ઓરડી ખોલી અને એમાં ઘૂસી ગયા બારણું કરી દીધું બંધ એક છોકરો કળે વકળે એ છટકી ગયો બાજુની વાડ હતી થોરિયાની એમાંથી છટકીને સીધો બીજે રસ્તે થઈને ગામમાં જઈને બૂમ પાડે કે અરે બચાવો બચાવો ભાઈ બચાવો અમારા ઉપર થઈ પડી છે આવી તો કોણ હિંમત કરે હથિયારધારી માણસો પાસે હિંમત કોણ કરે આ રેડિયા રમણ થયું એ જ વખતે ઓલા ગજરાબા આ હરદેવને હરજીતને થાળી પીરસીને જમાડવાની તૈયારી કરે ને એમાં રીડિયા રમણ થયું એટલે ગજરાબાઈ કીધું એટલે હરદેવ જોતો આ શું છે હરદેવ તરત બહાર આવીને બજારમાં નજર કરી ત્યાં તો પુકાર ઉઠે બચાવો બચાવો બચાવો બચાવો હરદેવ કીધું બા આવું છે ક્ષત્રિયના લો તપી ગયા એ કે આ બાર જોટાળી પડી ઉપાડ કે તાને આટલા માટે જન્મ દીધો છે હવે સાત સત્તર વર્ષનો ઓગણીસ વર્ષના છોકરા લઈ લે હાથમાં જેને માટે ક્ષત્રિયાનો જન્મ દે છે ને એ અવસર આજ આવ્યો છે તું જા ભાણા અત્યારે ન હોય જા વાતની વેળ નથી પેલા એ લીધી તલવાર ને આણે લીધી બાર જોટાળી બંધ હજી દૂધ મળ્યા છોકરા સિંહની ડાફું ભરતા ભરતા એ ખેતર ઉપર ગયા ઓલું ટોળું હતું ને એ જેનું બારણું બંધ કરી દીધેલું વાત મજાની છે સાંભળવાની એ છે કે ભાઈ સુખ દુઃખ હોય તો પછી જઈને ગાય ક્યાં એમાં છે આ મજાની વાત એટલે બારણું મજબૂત હતું તૂટતું નહોતું અને એને મારે જ છૂટક્યો કરવો હતો એટલે જે કુહાડીઓ એની પાસે હતી એ પેલા બારણા ઉપર ઠોકતા હતા અને બારણો તૂટવાની જ વાર કુહાડીના કુહાડાના ઘા કેટલાક જીલે લાકડાના બારણા તૂટવાની અણી હતી ને એમાં જ હરદેવસિંહ હરજીત આવી ગયા પડકારો કરો ખબરદાર બાર જોટાળી લાંબી કરીને જે આગળ હતો ને હેશડિંગ દઈને ટ્રિગર દબાવ્યો ઉલાળી હેઠો નાખી દીધું એકને અને કીધું તમારી માં એકે હગી નહીં થાય આવી જાવ સામે સત્તર વર્ષના છોકરા પણ એકને પાડ્યો મવડીને જે ગામનો મોટો હતો ડાફ દઈને પીડ્યો જાણે રાવણ પીડ્યો હોય એમાં બીજા એમ ભાગ્યા એ કે વીણી શક્ય છે પણ હવે બીજાને મારવા નથી ઘર ભેગી ના થઈ જાવ કે તમે ગયા એમ અને પેલો ઉભર રહી ગયો છલાંગ મારી સિંહનું બચ્ચું હોય ને એમ ચડી ગયો આખી મશીનની ઓઇલ ની દુકાન ઓલી ઓરડી ઉપર પડકારો પર પડકારો ઓલા ગયા ભાગ પછી આ લોકોને બહાર કાઢે ઓલા પગમાં પડી ગયા મા બાપ નાના છોકરાઓ પણ તમે ના આવ્યા હોત તો આજ અમારું કોઈ નહોતું ના કે તમે ધીરજ રાખો આંસુ લૂછા પણ હરદેવ ઓગણીસ વર્ષના પણ ક્યાંક તેજ હોય તેજ જ અલગ જ હોય હો નહીં તો આજે હું વી વર્ષના હે હે હે કરતા હોય હા કઈ હોય મીઠું આવ્યું તો હોય નહીં એમને રહી જ ગયું હોય ઈશારામાં તો સમજવાની વાત ક્યાં છે કયો તોય ના સમજે ઈશારા શું સમજે અમે એક જગ્યાએ મારું પ્રવચન હતું ને માઇક ધીમું હતું એટલે મેં કીધું આનો અર્થ તો શું થાય મારે કહેવાનું હોય તો આનો શું અર્થ થાય વધારો તો એક જણા સ્ક્રૂ ડ્રાઈવર ડિસમિસ લઈને આપી આમ આમ કર્યું તમે ડિસમિસ દઈ ગયો સભામાં મેં કીધા આને મારે શું કરો તો તમે એનું આમ આમ કર્યું મેં કીધા તું વાપર તને ઓટો આ આટો ઓછો છે એક આટો ઓછો છે તું વાપર એટલે મારે ડિસમિસ ની સ્ક્રુડ્રાઈવર ની જરૂર છે મેં કીધું આમ કરો વોલ્યુમ વધારો આ બીજો ઈશારો શું હોય આને શું આવે કઈ એટલે હરદેવસિંહે વિચાર કર્યો કે વાત તો આપણી મુદ્દાની છે સાચી છે પણ હવે આ હત્યાનું તો કામ છે જ આઝાદી મળી છે બધું કાયદેસર થશે એટલે હવે આમાં મુશ્કેલી એ થશે કે આ દસ બાર જણાની સાક્ષીમાં માર્યો છે સાક્ષીઓ ગોતવાની પડે એને અને મને જેલમાં નાખશે અને હું જેલમાં જઈશ ને પાછળ આ લોકોને પડ રેઢું મળી જશે તો ફરીને પાછા આ ખેડૂતોને અને બધાને હેરાન કરશે તો કર્યું કર્યું ધૂળ થઈ જશે આ આ શું અર્થ રીએ હવે જવું ક્યાં જેલમાં જવાનો અફસોસ નથી પણ જેલમાં જઈને અર્થ નહીં સરે કરવું શું અને આવડા રાજકોટ ગુરુકુલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે જોગી સ્વામી સાથે બેઠક ઉઠે સહવાસ સુવાય સ્વામીની પાસે બેસે એટલે સ્વામીને કહેતા કેમ હૃદય આવ્યો વચનામત વાંચ અને હૃદય વચનામત વાંચે હે માથે હાથ ફેરવે પ્રસાદ આપે આ સહવાસ એને જોગંદર જોગી સ્વામી યાદ આવ્યા કે મારો ગુરુ ત્યાં છે શાસ્ત્રીજી મહારાજ છે અમારે ત્યાં જઈને જવા દે અને શાસ્ત્રી મહારાજ પાસે બેઠું છે બહુ મોટી લાંબી પડે પણ જોગી બાપા પાસે તો બેસતા હોય હરદેવ આવી બપોરના ટાઈમે પહોંચ્યા એટલે સ્વામી ત્યારે માળા કરે ઓટા ઉપર ફરતા ફરતા દંડવત કર્યા સ્વામી કે હરદેવ હા સ્વામી અત્યારે ક્યાંથી આમ કાળે ઉનાળે દોડતો દોડતો સ્વામી રહી ગયા બે બે બે કેમ આવ્યો છું સ્વામી એક માણસ ને મારીને આવ્યો છું સ્વામી કે તારી ભલી થાય માણસની હત્યા કરવી કેવું ભૂંડું પાપ કહેવાય હરદેવ તું તારા દરબારી પણ આ ઉપર ગયો પાપ કરીને પાછો આવી મારી પાસે આવ્યો સ્વામી મા બાપ પણ મારી વાત સાંભળો આખા ગામને હેરાન કરે છે ગરીબ ખેડૂતો આ ભરી નથી શકતા ઉભા મોલાણને ખેને ભેળાણ કરે છે અમારાથી મારી બાથી જોવાયું નહીં એટલે પછી હું તો મારા સ્વામી ક્ષત્રિયાવટ ઉપર આવી ગયો આજે એને એ નહીં નીકળા હું નહીં એટલે એટલે મેં સ્વામી એને માર્યો છે સ્વામી કે એમ બધાને હેરાન કરતો હતો હા સ્વામી આપણા બિચારા ભોળા ખેડૂતો બધા એને હેરાન કરતો હતો એટલે મેં એને માર્યો છે એમ હાચું હાવ હાચું જા માથે હાથ મૂકીને જોગી સ્વામી બોલ્યા ઘર દે જલસા કરી તારો વાળ વાંકો નો થાય જા જા દેવ તારો વાળ વાંકો નો થાય જા શ્રીજી મહારાજ બેઠા છે અમે બેઠા છીએ આ આ જે મારું કહેવાનું છે ને હૈયું બળતું હોય ત્યારે જે ટાઢક લેવા જાવી ને એ સાધુઓ સિવાય ક્યાંય મળતી નથી એવા તો અઢળક દ્રષ્ટાંતો છે ને કે આ તો હું તમને એક બે કહીશ અને ખરેખર મળે પછી કાયદેસર કાર્યવાહી થઈ દસ બાર ની સાક્ષીમાં માર્યો છે બધી વાત સાચી પણ કોણ જાણે શું થાય સાક્ષીઓ એ બતાવવા ટાણે આને આંગળી કરીને બતાવી જ ન શક્યા હિંમત ન ચાલી કે શું થયું ખબર નહીં બધા પૂછ્યું કે આને માર્યો છે કઈ બોલી જ ને હે હે ક્યાં કે ફેર થઈ ગયું ફાઇલ નીકળી ગઈ આખી જેની સામે માર્યો તો એ બોલી ન શક્યા બોલો અને આખો કેસ ઉડી ગયો અને ગામમાંથી બધું હુડ જતું રહ્યું પછી તો હરદેવ એને પોલીસની નોકરીમાં જવાનું હતું પણ આ બબાલમાં પછી એમાંથી નીકળી પછી રાજકારણમાં આવ્યા પછી ગામનું નેતૃત્વ સંભાળ્યું પછી આદર્શ ગામ એકાવન એટલા નાનકડા ગામમાં ડેમ છે ચેક ડેમ પાણીની પાણીના તળ ઊંચા હરિયાળી લીલોતરી પાક ઉત્પાદન સ્વચ્છતા ક્યાંય ઉકળો ગંદકી આ તે કશું નહીં એક આદર્શ ગામ તરીકે એને એવોર્ડ મળે એવું રાજ સમટિયાળા ગામ રાજકોટની બાજુમાં છે કહેવાનું કે સાધુઓની પાસે જાય ટાઢક જોતી હોય તો ત્યાં મળે બીજે ના મળે હે આ જેની જન્મ દિવસ છે એવા ગોપાળાનંદ સ્વામીને આપણે પધરાવ્યા છે <clears throat> આજે સ્વામી એમની વંદના છે એક પ્રસંગ એમનો પણ કહીશ સ્વામી ગોપાળાનંદ સ્વામી વડોદરા રામચંદ્ર વૈદ આ બધા અગ્રણી હરિભક્તો એ બધા બેઠેલા શોભારામ શાસ્ત્રી અને ગોપાળાનંદ સ્વામી બેઠેલા વાતો કરે સત્સંગ તો એમાં નરસિંહરામ જોશી બેઠેલા પણ હા ગોરદા હાવ ઢીલા થઈ ગયા આંખમાં જળજળી આવી જાય વળી સમાવી લે દબાવ્યું તો રે નહીં ને એટલે સ્વામી કે નરસિંહરામ હું કઈ તકલીફ છે દુઃખ દુઃખ માટે તો આ જ ખોળો છે ને આજે બે હજાર એકમાં ભૂકંપ થયો ને આમ જનરલી અમે જોઈએ અમે બજારે નીકળીએ એટલે અમે બધાના આદર પાત્ર નથી હોતા બજારે નીકળીએ ને એટલે એને એમ જ થાય જાણે આપણે જાણે ગદરાવીએ છીએ અને આ ખોટા છે એવું બધું આમ બહુ એમને રહેતું હોય છે પણ આ ભૂકંપ થયો ને એ વખતે પછી આપણે ક્યાંય નીકળે ને કોઈ જગ્યાએ જેટલા નીકળે ને બધા પગે લાગે એમ કે જો આશીર્વાદ મળી જાય જીવતા રહી જાય તો ભાઈ ભૂંડી છે ને નરસિંહરામ બેઠા છે સ્વામી કે કેમ જોશી કેમ તકલીફ છે ત્યાં તો રડવા માંડ્યા કે આ સ્વામી મને થાય છે મારે કેવું કે ન કેવું ના ના ના કયો સ્વામી મારે એવું છે કે મેં એક વાણિયા પાસેથી હજાર રૂપિયા ગીરવે લીધા હતા ધીમે ધીમે આપી દેવાની શરતે અને ગીરવેમાં મેં મારું મકાન લખી આપ્યું હતું એમને તો આપે નહીં હજાર રૂપિયા ન આપું તો મકાન લઈ લે હજારમાંથી મેં ધીમે ધીમે એને બસો રૂપિયા ચૂકતે તો કર્યા પણ હવે તાકીદ કરી કે હવે આઠસો છે જલ્દી આપી દે મારે કઈ સગવડતા થાય એમ હતી એટલે એની હિલચાલ ઉપરથી એમ લાગ્યું કે એ સરકારમાં રાવ કરીને હવે આ અમારું જપ્ત કરી લેશે મકાન એટલે મારા ઘરના ધીરજ ન રહી એટલે ઘરમાં આઠસો નવસો રૂપિયાનું સોનાના ઘરેણા હતા એ અમારી મોટી દીકરી હતી ને એને આપી દીધા એ કે તું સાચવ નહીતર આ જતું રહેશે એટલે તું રાખી મૂક એ આઠસો નવસો રૂપિયા છોકરીને આપ્યા આવેલા ઘરેણા આઠસો નવસો ના તે છોકરી ઓળવી ગઈ હવે એ દેતી નથી મને ખબર પડી મારા ઘરના એ આપી દીધા છે મેં કીધું કે આપણે ભાઈ ઘરેણું આપીને મકાન તો છોડાવીએ મકાન વગર આપણે રહેશું ક્યાં તો અમે છોકરી પાસે અમે આપ્યા અને મોટી દીકરીને મેં કીધું લઈ આવ્યા એટલે લેવા ગયા તો કંઈક ના છે જ નહીં કાંઈ એમ કરીને હાથ ઊંચા કરી નાખ્યા અમારું તો સ્વામી આઠસો નવસો નું મરણ મૂળીનું ઘરેણું ગયું મારા ઘરના ભૂલ કરી મને કઈ પૂછ્યું નહીં દઈ દીધું એટલે હવે વાણિયાને દેવું શું કાલ સવારે જપતી આવે સ્વામી ઉપરિયામાં પાછું એવું થયું કે મોટી છોકરીને આઠસો નવસો નું ઘરેણું આમ ગયું એટલે નાની દીકરી મારે બે દીકરી કે નાની દીકરીને એમ થયું કે મોટી બેન ને આઠસો નવસો નું ઘરેણું દીધું તો મને આઠસો નવસો રૂપિયાનું ઘરેણું આપો એટલે એ રિસાઈન ઘરે જતી રહી હવે મારે બે બાજુ દુઃખ વાણિયાને આઠસો દેવા નાની દીકરીને આઠસો નવસો નું ઘરેણું કરી દેવું ઘર જપ્તીનું શું કરવું મારે તો બે દીકરીઓ અરે વાંધા પડ્યા એટલે મારું સેવા કરવા વાળું કોઈ નહીં રહેવાનું મકાન જાય એટલે મારે રહેવાનો આશરો નહીં હવે મારે સ્વામી શું કરવું સ્વામી કે જોશી આપણે કઈ ભગવાન વેચી ખાધા છે <laughs> હે શા માટે રડવાનું હોય રડવાનું તો જેને માથે કોઈ બાપ ન હોય એ રડે હા હવે જોવા થતા આપણને તો આશ્ચર્ય થાય એવું કર્યું ગોપાળાનંદ સ્વામી <laughs> સ્વામી કે જોશી તમારું પાણીયારું છે ને હા ત્યાં તમે બે ત્રણ હાથ ખાડો ગાળજો પાંચ હજાર રૂપિયા એમાંથી ચરુ ભરેલો નીકળશે નરસિંહરામ જોશી કે બાપા ઓસરી ઊંચી હોય અને જયારે ચણી હોય ત્યારે જ અઢી હાથ ઊંચી હોય એમાં ક્યાં ચરુ હોય નહીં વાતે સાચી ને ઓસરી તો ઊંચી જ હોય અને ત્યાં કઈ ધરતીના લેવલથી જ ચણાઈ ઊંચી થઈ હોય ત્યાં ક્યાંથી ચરુડા દાટ્યા હોય મા બાપ અમે કોઈ એવું કઈ કર્યું નથી ગોપાળાનંદ સ્વામી કે વિશ્વાસ હોય તો ખાડો ગાળો હું તો વિચાર કરતો થઈ ગયો છો જ્યારથી આ વાંચ્યું ત્યારથી આ ધૂળમાંથી જ્યાં સંપત્તિ પેદા કરે એ સાધુઓ સહજાનંદ સ્વામીને વચને આમ લોટ માગવા નીકળતા અને સાવ અકિંચન ફરતા આવું તો ગોપાળા ગોપાળાના સાહેબના કેટલાય પ્રસંગો છે હાલતા હાલતા કાંકરામાંથી સુવર્ણ મુદ્રાઓ કરતા સાથે સંકલ્પથી નીકળતા નાની સુની મૂડી એ વખતમાં પાંચ હજાર નો ચરુ દાટેલો પાંચ હજાર રૂપિયા તમારા પાણીયારા પાસે જ છે ખાડો કરી ખોદીને કાઢી લ્યો અરે હા હા જુઓ આઠસો રૂપિયા વાણિયાને દઈ દેજો આઠસો રૂપિયા નાની દીકરીને નવસો રૂપિયા આઠસો નવસો નું તમે તમારે ઘરેણું ઘડાવી દેજો ભલે નાની દીકરી કેટલો દયાળુ સાધુ નાની દીકરીને આઠસો નવસો નું ઘરેણું ઘડાવી દેજો દાગીના ઘડાવીને એને આપજો દીકરી રાજી પેલા ગયા એ મોટી દીકરીને ગયા એ રાજી અને વાણિયાને આઠસો આપી દીજો વાણિયો રાજી અને પાછળ વધ્યું કેટલું વધ્યું ચોત્રીસો રૂપિયા વધ્યા ચોત્રીસો રૂપિયા છે ને એ તમારા ઘરમાં રાખતા નહીં કારણ કે વળી પાછી દીકરીઓ છે ને કરા ફાટશે લઈ જાય છે સ્વામીને ખબર છે આ બધા સંતાનો છે ને એ બહુ વિચિત્ર હોય છે જેને હારા હોય ને હારા બાકી તો બધી બાપાને બાપાનું કફને લઈ જાય એવા હોય છે અને તમે આખી જિંદગી એની પાછળ ખર્ચી નાખો છો ગુણાતીતાનંદ સ્વામી કે આ ચંદન ઘસી ઘસીને બધા કરકાને જ ચડાવે છે અડકાના બધા માળા છે ને દીકરા દીકરી આ તે બધું એટલે એવું નથી એ નિંદ્ય નથી નિંદ્ય તો આ બધા છે એમ પરિવારમાં બધા એકબીજા એકબીજાનું પોતાનું શોષણ જ થાય ને ઘણી સ્ત્રીઓનું થાય છે સ્ત્રીઓ પુરુષોનું કરે અરસ જ છે સંસાર આવો જ છે કઈ સ્ત્રીઓનો જ વાંક છે એવું ને પણ આ લઈ જ જાય છે આપણે તેવા ઘણા એવા પ્રસંગો જોયા છે ને કેવા કાળી મજૂરી કરી કે છોકરા મોટા કર્યા હોય ટાણે કોઈ ન હોય બધા હગે પગે થઈ જાય ડોસો ડોસી ઉભે પગે થઈ જાય એના કરતા નિસંતાન હોય ખોટું શું એટલે ન હોવું એવું હું નથી કેતો પણ આટલું કર્યા પછી જુઓ તો ખરા ત્યારે બહુ આમ ઘણી વાર એવું થઈ જાય કે ઓહો આ સંસારમાં આટલું બધું દુઃખ છે છતાંય કોઈને વૈરાગ્ય થતો નથી દગો દઈ દીધો હોય પોતાના ઘરના એ કે પુરુષે દગો દીધો હોય હેરાન થઈ ગયા હોય કોર્ટ કચેરી થઈ હોય નીકળતા જીવતા નીકળ્યાના માંડ દાખલા હોય તો સરખું થોડુંક થાય ન થાય તો બીજું ઘર કરવાનો વિચાર કરે એટલે હજી ઉલમાંથી ચૂલમાં પડવું છે હજી વૈરાગ ન થયો કે આ સંસારમાં આવું જ છે આમાં પડાય નહીં સુખે ભજન કરી લેવા માણસનો દેહ મેળ્યો છે ભગવાન મેળવવા માટે છે એ ભજન કરી લેવું જોઈએ જોવાઈ ગયું જોઈ લીધું સંસારમાં શું માલ છે તોય પાછો અનુભવમાંથી હજી વૈરાગ નથી થતો હજી પાછું બીજું માંડવો માંડવાની વાત થાય હા અને શું કેવું અમેરિકામાં એક જણાને આઠમી વાર પરિણ્યો આઠમી વાર પણ એ ભલો પછી પત્રકારે પૂછ્યું તમે આઠમી આઠમી વાર આ કરો છો મેરેજ તો તમારો અનુભવ શું તો કે જો ભાઈ તમે બીજાની જેમ મને વિચારતા છો આ બનેલી વાત છે કારણ કે મેં આઠમી વાર લગ્ન કર્યું પૂરું થઈ ગયું મને એમ હતું કે સંસારમાં સુખ તો છે જ એટલે હું આઠમી વાર પીડ્યો પણ હવે મને પાકો અનુભવ થઈ ગયો કે આમાં છે જ નહીં એટલે કોઈ દિવસ સુખ નીકળે નહીં એને આઠમી વાર અનુભવ તો થયો એમાં નથી એટલે કીધું છે પરણીને સંસારમાં સુખ ખોળવું એ કેવું છે તો કે અંધારા રૂમમાં આંધળો માણસ અડધી રાતે ઘોર અંધારીયામાં છે કાળી બિલાડીને ગોતે એના જેવું છે આમાં જડે જ નહીં હોય તો ને અને જે બિલાડી જ્યાં નથી અધૂરું રહી ગયું કાળી અંધારી રાત આંધળો માણસ અમાસની રાત્રે પોતે આંધળો કાળી બિલાડી એ રૂમમાં ખોળવી કે જે રૂમમાં એ બિલાડી છે જ નહીં એના જેવું આ બધું છે અને છતાંય કોઈ પાછો વળતો નથી એટલે એના બાપાએ છોકરાને કીધું કે તું છે ને હિમાલયમાં વયો દિગંબર રખડજે ભેરો ખાજે ગિરનાર ટોચ ઉપરથી કૂદીને પડી જાય મરી જાય ને કાંઈ ન થાય તો દિગંબર ભભૂતિ લગાવીને ફરજે ગળામાં નાગ નાખીને ફરજે પણ તું લગ્ન કરતો નહીં તો એનો છોકરો કે ભલે બાપુજી હું પણ આવું જ મારા છોકરાને સલાહ દઈશ કોઈ પાછા ન એટલે ગોપાળાનંદ સ્વામી કે પછી દીકરીઓ છે ને તમારું પાછું કબજે કરી જાય એટલે એક શેઠ બેઠા હતા એમને કીધું કે લ્યો આમને છે ને વધે ને એ પૈસા તમે આમને આપી દેજો અને એ તમને જ્યારે જોઈએ ત્યારે હવે તમારે ઘર તમારું અને ખાધા ખોરાકની બધી વ્યવસ્થા આ શેઠ કરશે માટે સુખે તમે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો ને અક્ષરધામમાં મહારાજની સેવામાં જાઓ જાઓ એવું કરી દીધો ભજન કરજો વિચાર કરો દુઃખ પડે ત્યારે જીવ તપે ટાઢું મન થાય છે ને દુઃખ આવે તો મન ગરમ થઈ જાય ને ત્યારે ઠંડક ઈચ્છે તો ઠંડક ક્યાં મળે સહવાસમાં સંતો અને સુખ મળે તો જીવ ટાઢો થઈ જાય મન ટાઢું થઈ જાય થીજી જાય સુખમાં લલચાય લોભાઈ જાય બસ ટાઢું હિમ જેવું થઈ જાય ત્યારે શિયાળો બેઠો હિમ પીડ્યું જાણવું ત્યારે શું જોઈએ ગરમી જોઈએ ગરમી જોઈએ તો હીટર પાસે જવું પડે અગ્નિને વઠ્ઠા તો જ અગ્નિથી આપણને મળે એમ સહવાસ હોય ને સંતો ભાઈ આ સંતોના સહવાસમાં બેઠા બેઠા જ બધા સાધુ થઈ જાય છે ને એમનેમ તો થતા નથી જોવો જોઈએ અને ભાઈ ઘણા લોકોનો અનુભવ હોય છે આપણે અહીંયા ગુરુકુળની અંદર પ્રવેશ કરે મંદિર હોય ધર્મસ્થાન હોય કાળુપુર હોય બીજા સ્થાનો બધા હોય વડતાલ હોય ગઢડા હોય જેના કોઈના વૈષ્ણવના ધામ હોય અત્યંત ઉત્તાપ હોય પણ એ દેવ મંદિરના પરિસરમાં પગ મૂકે મહાપુરુષોની કઈ ભૂમિ હોય પગ મૂકે આપણે રોજ આવો છો ને એટલે અનુભવ ન હોય હમણાં જે પ્રોફેસર હતા ને એ એમના વિદ્યાર્થીઓને આપણા ગુરુકુલના વિદ્યાર્થીને કહેતા હતા કે મને બહાર છે ને ઘણી એટલી બધી પેલી આમ માનસિક થઈ જાય ને પછી હું ગુરુકુળ આવું દરવાજાને અંદર પ્રવેશ કરું અને મને પરમ શાંતિનો અનુભવ થઈ જાય છે આ મારો જાત અનુભવ છે છોકરાઓ કે તમારા ભાગ્ય છે કે તમને ત્યાં રહેવાનું મળે છે એટલે આપણે રોજ આમાં પીડ્યા હોય એટલે અનુભવ ન નજરે ચડે બહારથી આવે ને ખબર પડે હમણાં કેનેડાથી હરિભગત આવ્યા આવીને અંદર આ દર્શન કર્યા ને બેઠા બિચારા રડવા જેવા થઈ ગયા એ કે સામે આવી આવું દિવ્ય અનુભૂતિ પૈસા ગમે એટલા ડોલર મળે અમેરિકા કેનેડા બધે પણ આ ન મળ્યો આ મને ક્યાંક આમ વર્ણવી નથી શકતો એટલો આનંદ થાય છે જીવતા જાણે આપણે અક્ષરધામમાં ગયા હોય એવો અનુભવ થાય છે દુઃખમાં શાંતિ થાય અને વિષયોમાં અનુરાગ રાગ હોય આસક્તિ હોય જીવ એમાં એટલો બધો લુપ્ત થઈ ગયો હોય પણ સહવાસમાં બેઠા બેઠા વૈરાગ આવે ધીમે ધીમે નિયમ પડે ભાઈ તમે જોજો બેસતા રહ્યો તમે જુઓ આ બેસી બેસીને જ આ નિયમ પડાતા થયા ને એમ થાય ગમે એવા તમારી રીતે નિયમ લઈ લો નહીં પડે પણ જો બેસતા રહ્યો સંતો પાસે સંતો પાસે બેસતા રહ્યો આપોઆપ બળ મળે જો બોલો ધીમે ધીમે બળ મળે ધીમે ધીમે બળ મળે જે મળ્યા છોડને પાણી મળે નાના રીંગણા મરચીના ટુવા દઈ દઈને જેમ મોટા કરે અને પછી એ છોડ કેમ મોટા ઘેઘુર થઈ જાય એમ બેસવાથી આ બધું થાય છે મોટા મોટા સંતો એમ જ બેસતા વિવેકાનંદજી નરેન્દ્ર હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે આવીને શું કરતા બસ બેસતા શું કરતા બેસતા બેસતા બેસતા ક્યાં જાય કયો એ ગુણાતીતાનંદ સ્વામી પાસે બેસતા આ સહવાસ છે ભાઈ અને અમારો તો એવો અનુભવ છે શાસ્ત્રીજી મહારાજ હતા પુરાણી સ્વામી હતા આજે જોગી સ્વામી છે પણ આપણે બેસીએ થોડી એમના પગ દબાવો એમની સેવા થાય અને આપણને એમ કઈક અનુભૂતિ જ જુદી થાય આ સહવાસ છે જીવને સુખ અને દુઃખ ટાઢાવું ના કરે ત્યારે એ ઊનું થઈ ગયું હોય ગરમ હયું તપી ગયું હોય જીવ ગરમ થઈ ગયો હોય તપ્ત થયો હોય ત્યારે શાંતિ પણ સંતો પાસે મળે અને સુખમાં લુપ્ત થઈ ગયો હોય ત્યારે ઉષ્મા પણ વૈરાગ્યની ઉષ્મા પણ સંતો પાસેથી મળે હવે તમને પ્રશ્ન તો ન થાય પણ બહેનોને પ્રશ્ન થાય કે મળો અમારે સહવાસનું કેમ કરવું પુરુષોને તો ઠીક જઈને બેસે ચાલો બહેનોને શું બહેનોને છે ને આપણા ઈષ્ટદેવની મર્યાદા પ્રમાણે રહીને આ કોઈ પણ સ્થાન હોય પણ આપણે અહીંની વાત કરીએ આ સ્થાનમાં ઘણા બહેનો ઘરકામ પતાવી અને લગભગ અહીં આવીને કોઈ વાળતા હોય સાફ કરતા હોય અનાજ સાફ કરતા હોય શાકભાજીનું કામ કરતા હોય અનાજનું બધું પોતા કરવા સફાઈ કરવી આ બધું કરવું એ આ સ્થાનમાં જે રહેવું ને એ પણ શ્રીજીની આજ્ઞા પ્રમાણેનો સહવાસ છે એમને જે બળ મળે એ બીજાને ન મળે આખો દિવસ ગોકલામાં ઘરના કરે પડ્યા રહે અને ઘરના જ કામ કરી રાખે એને આના જેવું બળ ન આવે આના જેવી શાંતિ ન આવે આટલું આટલું જઈને આ બધું કર્યું હોય ને એને જયારે તકલીફ પડે ને ત્યારે અહીં માથું મૂકીને હે હરી ઘનશ્યામ કે ને ત્યાં માંથી હોંકારો દઈ દે ઠાકોરજી હા એ તો જેને જેને હોય એને ભાઈ ખબર છે એનો સહવાસ છે આમ તો તમારે આજુબાજુ હું તો કઉ છું બધાને જયારે સમય હોય ને ત્યારે સંધ્યા આરતીનો સમય હોય સવારનો હોય સવારે વહેલા ઉઠીને વોકિંગ કરીને આરતીમાં આવી જાય ને વૈયા જાય દર્શન કરીને તો બે કામ થાય છે હવે પંદર દિવસે કે પછી અઠવાડિયે એકવાર આપણે અત્યારે આવી ગયા આવી ગયા પછી આવવાનું જ ન હોય ધામ તો છે પણ ધામનો એનો લાભ લેવો જોઈએ ને બહેનોને સહવાસ છે અને બીજું બેનો બહેનોમાં જે સારા હરિભક્તો હોય અરસપરસ હેત રાખવું જોઈએ અને સમૂહમાં ભેળા થઈને ભજન કીર્તન ને સત્સંગ ને કથા વાર્તા કરવો ભેળા થઈને નહીં ગપાઈ ન ચડી જવું નહીં એમની વાતો ન ખૂટે હા એ બધાની જન્મોત્રી એમની પાસે હોય હા બધાની તમને ખબર ના હોય આ અખબારો પેલા હતા જ નહીં આ શા માટે છાપકાન કરવું પડ્યું આ જ્યાં સુધી પાણીએ ગામને બહાર કુએ પાણી ભરવા બેનો જતા એટલે બેડું પાણીનું ભરીને લાવતા પણ હારે સમાચારનો પડોય લાવતા હવે પનઘટા ઉપર પાણી ભરવા જવાનું બંધ થયું એટલે આ પેપર કાઢવા પડ્યા નહીતર એની પાસે સમાચાર આખી ગામના આલમ ના હોય તમારે બધું ત્યાંથી અને પાછી આઠ દસ બેનો બેઠી હોય આઠ દસે બોલતી હોય કોણ કોનું સાંભળે છે એ આપણને નક્કી જ ન થાય બોલ બધા બોલતા હોય બધા બોલતા ઘણા વર્ષો પહેલા આપણે ગરીબ ભગત હતા ને એને ત્યાં ઓલો હેન્ડપંપ હતો ને પાણીની સગવડતા હતી તો આજુબાજુ એટલે બોરવેલ કોઈને કોઈને ખોટવાયો તો ત્યાં પાણી ભરવા આવે એટલે પણ એ બૈરાવ કાળો કકળાટ કરે એટલે આમણે કીધું જો તમારે પાણી ભરો ભરો પણ કોઈ બોલવાનું નહીં તો પાણી ભરવા આવતા બંધ થઈ ગયા એ કે ત્યાં શું જાય આપણે વાતો નથી કરવા દેતા હા આજે હકીકત વાત તમને કરું એટલે બહેનો ભેળા થાય સારા હરિભક્ત બહેનો હોય એમનો હેત રાખે અને અરસપર એકબીજાને કેવું જોઈએ મારી ભૂલ હોય તો તમે મને કહેજો આવો હેદભાવ રાખીને આગળ વધે તો એને એના જીવનું પરમ ભલું થાય છે આ બહેનોનો સત્સંગ છે એટલે એમણે પણ પેલું માનવું નહીં કે અમને સહવાસ નથી કરવો જોઈએ આ રીતે મર્યાદા રાખીને આપણી રીત પ્રમાણે સત્સંગ શ્રીજીની રીત પ્રમાણે તો સહવાસથી આ થાય છે હૈયું ટાઢવું થયું હોય તો એને શાંતિ મળે છે સહવાસથી એ વિના બીજો ઉપાય નથી એનાથી એક મીઠી વાત હમ અગિયાર જણા છે ને એક ગામથી બીજે ગામ જતા હતા તો ચોમાસાનો ટાઈમ થોડો ઘણો વરસાદ શરૂ થઈ ગયો અને ભયંકર વીજળીના કડાકા ચાલુ થઈ ગયા અને વીજળી પડું પડું થઈને આમ જળુંબી નીકળી જાય એવું લાગે હવે આવું ઘણીવાર થયું ને કે વીજળું પડી પડું થાય છે પણ પડતી નથી અગિયારે જણા વિચાર કર્યો ને એમાં એને થયું કે કેમ છે આવું પછી એમણે કહ્યું ગુજોભાઈ ધીરજ રાખીને વાતની આ છે એક મૂળ વાત કે આપણા કોઈમાંથી એક ઉપર કાળ છે એટલે એક નોખો પડી જાય ને તો દસ બચે નહીં તો અગિયારે જણા મરશું મારે જીવતા રહેવું હોય તો કઈક ઈલાજ કરવો પડે પછી નક્કી કર્યું એક ઝાડવા નીચે અગિયાર જણા ઉભા રહ્યા અને કહ્યું એક એક પછી એક એક સામે વૃક્ષો છે ને ત્યાં અડીને પાછો વયો આવે એટલે જો એના ઉપર કાળ હશે તો એને લઈ લે છે બીજા દસ તો સલામત રે હે ભાઈ દસ તો રે અને ઉભા રહ્યા વીજળી આમ કડાકા સડાકા મારે હો જાણે આખો બ્રહ્માંડના પડ ધ્રુજાવતું હોય એવું થાય હાંકલા ડૂજી જાય એવું એક જણો ગયો કડાકો થયો ભયંકર વીજળી પડી નહીં પાછો આવ્યો બીજો ગયો વીજળીનો કડાકા થાય પડી નહીં ત્રીજો ગયો કડાકા પડી નહીં પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો જઈને અડીને વ્યુ આવ્યો એક રહ્યો હવે એના એના ટાંટિયા ઢીલા પડી ગયા હવે તો એક જ રહ્યો બાકી બધાને કે ભાઈ તું જા તક્કો મારીને કાઢ્યો અરે પણ કે ભાઈ હું તો અહીંયા હા પછી જવું જ પડે હવે નહીતર અમને બધા મરશું પરાયણે મોત અને જવું જ પડે ગયો પણ એવો ગભરા હમણાં પડી હમણાં પડશે હમણાં પડી હમણાં પડશે એ જેવો ઓલા વૃક્ષને પાસે હડ્યો અને ભયંકર કડાકો થયો કડાડાડાડાડાડાડાડાડા વીજળી પડી પણ દસ ઉપર પડી આ એકને માટે નહોતી પડતી બોલો એમ એક સત્પુરુષની પાસે આપણે બેસી જઈએ તો કાળ કર્મ માયામ ફાફા મારતા રહી જાય જડાપુ મારતો હોય કાળ કર્મ માયા દુઃખ દેવા મહારાજે બોતેર માં વચનામૃત માં કીધું કે એને કર્મ કઠણ હોય કાળ કઠણ કઠણ હોય ગમે તેવું પણ જેને ભગવાન ને ભગવાનના સંતને વિશે અનન્ય નિષ્ઠા છે તો એને કાળ કર્મ ને માયા ત્રણેય મળીને એનું ભૂંડું કરી શકતા નથી પણ જ્યાં વાત છે એ નિષ્ઠાની છે સહવાસથી આ જો લ્યો એક જણાના થી દસ જણાના પ્રાણ બચતા હતા ભાઈ અને એક નોખો થયો દસે ઉલ્લી ગયા વિચાર કરો તમે હે વાંકાનેરમાં હવે એક બે પ્રસંગ કહીશ કે કેમ કાળ આટા મારે થી ભાઈ સહવાસ ખોટી વાત નથી આપણે એનું મૂલ્ય સમજ્યા નથી હા શ્રીજી મહારાજે સારંગપુરના દસમામાં કીધું માથામાં રોજ ઉઠીને પાંચ પાંચ ખાહડા મારે ને તો સંતના સંઘમાંથી આઘું ખસવું નહીં દસ હવારમાં રોજ પાંચ પાંચ ગાડા મારે ઉઠીને પેલું મંગળાચર નું કામ જ ઉઠીને દાંતણ પાણી પછી પેલા જોડા કાઢીને માથામાં પાંચ મારે કોણ રીએ પણ મહારાજ કે એમ મારે તોય કોઈ દી સંતને છોડવા નહીં અરે હા હા હા શું વાતો કરી ગયા અને જો આવું થાય તો એ પરમ એકાંતિક ભાગવત સંત ને જે પ્રાપ્તિ થાય એ આમ પડ્યા રહેનારાને પ્રાપ્તિ થાય લ્યો ગજબ છે <laughs> અને આપણને તો સરખું બોલાવ્યું ન હોય ત્યાં નાકનું ટીચકું ટળડાઈ જાય શું કર્યું કે બે ત્રણ વાર પગે લાગ્યા પણ હામું ન જોયું તો એ ભગવાનને જોવે કે તને જોવે બહુ બહુ મુશ્કેલી હોય છે વાતે વાતે આપણને ખોટું લાગે એમાં સત્સંગ ક્યાં છે લોયાના મહારાજે વચનામૃતમાં આજ કેવું પડ્યું એ વખતે કીધું કે આ તમે રોજ નવી નવી વાત કરજો રોજ બધા એકવાર કરવી ન થાય તો ઉપવાસ કરજો કઈ કે મહારાજાને સાથે એમને ધોખો થાય છે આને બોલાવે છે અમને નથી બોલાવતા આને બોલાવે છે નાનો પક્ષ રાખે છે તો એને ચેતવી દેજો તો ભેળા હશો તો સત્સંગ નહીં થાય તો વાંકાનેરમાં નિર્દોષાનંદ સ્વામી મંદિર કરાવતા હતા ધમધમાટ કામ ચાલે કેટલાય કડિયાન મજૂરો બધું નાનું મોટું કામ એમાં મરકી રોગ ફાટી નીકળેલો કોલેરા પ્લેગ જેવું ઝાડા ઉટી થાય બે ત્રણ દિવસમાં ગોટો વળી જાય ચેપી રોગ માણસો ટપોટપ મરે વાંખાનેરમાં એટલે આ બધા હતા ને એ મેળા સામાન બધો હંકેલવા તે નિર્દોષાનંદ સ્વામી આવ્યા હતા કડિયાન મજૂરો બધું થેલા ભરે એટલે સ્વામી કે ભાઈ તમે શું કરો છો મા બાપ મરવા કોણ રે કેમ આ તમે જુઓ ગામમાં એકને સળગાવીને આવે તે બીજો બીજાને આવે તે ત્રીજો આમ લાઈનું છે અમારા બૈરા છોકરા છે મા બાપ હવે અમે અમારા ગામ જઈએ આજુબાજુથી કડિયા લોકો આવ્યા હોય ને એટલે કે અમે જઈએ હવે એ બધું સરખું થાય પછી આવશું અવાશે તો સ્વામી કે તમારે જીવવું છે કે મરવું છે લે અરે જીવવું જ છે જીવવું છે ને તો તમે અહીંયા રહ્યો અહીંયા રહ્યો આ મંદિરમાં કામ કરો અહીંયા રહેશો નહીં મરો બહાર નીકળશો તો મરશો અરે પણ એવું કેમ થાય થાય અહીંયા અમે બેઠા છીએ ને થાય બોલો એનું મારા વિશ્વાસ આવી ગયો ઓલાને કડિયાને મજૂરોને કા સાધુ ભેળારિયાને ખ્યાલ આવ્યો બસ સ્વામીએ કીધું છે રહી જાઓ વાંકાનેરમાં ટપોટપ મરે અને આ મંદિરમાં જેટલા કામ કરે એકેય ન મરે એકેય ન મરે કોઈને કઈ થાય જ નહીં ખાય પીને લેરા કરે સ્વામી કે તમે તમારે કરો કામ જલસાથી કરો કાળને બાંધી દીધો આવે ની અંદર ચોકમાં બોલો જો એકના સહવાસથી બધા લીલા લેર કરે છે તમે જુઓ એનાથી એક બીજી મીઠી હજી વાત કહું હમ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ગુરુ પુરાણી ગોપીનાથ દાજી સ્વામી એ સમઢિયાળા હતા તો કાંધી બાજુમાં ગામ છે કાંધી ગામ ટીમ્બીન કાંધીના બધા ગામ નજીક નથી તો કાંધીથી રૂખડભાઈ એક કુંભાર હરિભગત એનો જુવાન છોકરો લઈ અને સમઢિયાળા સ્વામી પાસે આવ્યા સ્વામી બેઠા હતા એ રોકડ ભગત એનો છોકરો દંડત મીંડા કરવા સ્વામી બધાને ઓળખે ઘણી વાર બધે જતા હોય સ્વામી કે ઓ ભગત આવ્યા બેસો બેસો બેઠા તરત જ ઓલા જુવાન છોકરાની સામે નજર સામે માંડી માંડીને કે રૂકડ ભગત છોકરા ઉપર કાળ ફરે છે મા બાપ એટલે તો આવ્યા છે લ્યો કાળ ફરે છે અને માથે એટલે તો અમે આવ્યા છે હા સ્વામી કે હા તો બરાબર છે કાળ ફરે છે તો કે મા બાપ તમે જાણી ગયા હો કાળ ફરે છે સ્વામી શું કરવું અમે એટલે આવ્યા ગઈ રાતે મને સ્વપ્ન આવ્યું મારી એકનો જ છોકરો છે ના બાપ થોડું ગ્રહસ્થની રીત પ્રમાણે મને થોડું હોય તો ખરું તે મને સ્વપ્નમાં દેખાડો કે મારા છોકરાની પાછળ કાળોતરો ભયંકર શેષુદ નાક ફૂંફાડા કરતો દોડ્યો અને મારા છોકરાને ડંખ મારવા ગયો સ્વામી અને મને હું ઉડી ગઈ મારા જુવાન છોકરાને આમ થાય પણ મને જે વખતે સ્વપ્ન આવ્યું એ જ વખતે અમારા દીકરાને એ જ સ્વપ્ન આવ્યું એની પાછળ કાળોતરો નાગ પડ્યો અને દોડીને આમ ડંખ મારવા ગયો અને મારા છોકરાને ઊંઘ ઉડી ગઈ એ એકદમ ધ્રુજી ગયો અને મેં પૂછ્યું શું થયું તો કે મને આવું સ્વપ્ન આવ્યું મેં કીધું મને પણ એ જ સ્વપ્ન આવ્યું સ્વામી કે બસ છોકરા પાછળ કાળ છે અને પગ પકડી લીધા અપુરાણી ગોપીનાથ દાદી સામે એ મા બાપ હવે અમારો ઉગારો કરો બસ અમે તમારે શરણે છીએ જે કરો તે બસ સ્વામી હવે અમને સામે કે તમે તો કરી પણ જો ભગત એને છે ને આ ત્રણ દિવસ પછી પૂનમ આવે છે પૂનમ ને દિવસે એનો કાળ છે અને ને દિવસે એને સાપ કરડવાનો છે અરે મા બાપ હવે તમે એને બચાવો સામે કે એક શરત અમે અહીંથી બે સાધુ મોકલીએ ટીમી મંદિરે રહેશે પૂનમ ને દિવસે છે ને વહેલી હવારથી તમારા છોકરાને મંદિરમાં મૂકી દેજો સાધુની પાસે રીએ સાધુ થાળ કરીને જમાડશે મંદિરની બહાર પગ દેવાનો નહીં સાધુને છોડીને ક્યાંય જવાનું નહીં કાળ આટા મારે પૂનમને વહી જાય પછી તમે તમારે લેરા પણ છોકરાને કહેજો ગમે તે થાય મંદિર છોડે નહીં સાધુને મૂકીને જાય નહીં જોવો તો ખરા આ આપણે સહવાસની વાત કરીએ છીએ બાપા એ મોકલ્યા બે સંતો પૂનમ ના દિવસે જ વહેલો એટલે છોકરો મંદિર આવે તો કાળ ભાળી ગયો તો સાધુ ને બધી સેવા કરે ઠાકોરજીની સેવા કરે વાળે ચોળે બપોરે ત્યાં જેમાં માળા કરે શું હોય તો ઊંઘ આવે તો ઊંઘ તો છે નહીં આવે બસ આમ ચાલે એમાં સૂર્યાસ્ત થયો એટલે સંધ્યા આરતીની સાધુ તૈયારી કરવાની હોય છોકરાને એમ થઈ ગયું દી હાથમી ગયો હવે કાંઈ ભય નથી તે લઈને આખો દી અહીં પીડ્યો છું તો ઘડીક ગામને પાદર આંટો મારી આવું મંદિરમાંથી નીકળ્યો ના પાડી હતી પણ આને તો ભ્રમ થઈ ગયો છું ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો ને પૂનમ પૂરી થઈ ગઈ એટલે પૂનમ ક્યાં પૂરી થઈ છે તે એ ગામની બહાર આંટો મારવા માટે મંદિરમાંથી નીકળ્યો એ નીકળીને જે આગળ થોડોક જાય આમ એક બે ચોક વળોટે ત્યાં એક જણો આટલા એટલા ખાડા ફૂટ ફૂટના ખાડા ગાળતો હતો પેલા બાવળના ઝાખરા નાખી અને વાઇડ કરવી છે તે ખાડા ખોડતો કરતો હતો હવે હોય કેટલા ફૂટ ફૂટના ને હજી ઓલા તાજા ખાડા ગાળ્યા જ છે એ તાજા ફૂટ ફૂટના ખાડા ગાળેલા હતા એમાંથી કોણ જાણે ક્યાંથી આઠ નવ હાથ લાંબો કાળોતરો સાફ ફૂફાળા મારતો નીકળ્યો અને છોકરાની પાછળ દોડ્યો છોકરા બાળીને મુઠ્યું વાળીને ભાગ્યો ભાઈ એની સ્પીડમાં તો પછી કેવું શું પડે સાપ પાછળ રહી ગયો ને દોડીને મંદિરની ખડકીમાં ઘૂરી ગયો અને સાપ આંટો મારીને પાછો વળી ગયો આખી રાત ત્યાં ત્યાં પડ્યો રહ્યો એટલે સાધુ કેલા તું ગયો તો શું કામ સ્વામીએ ના પાડી છે તો ઘઉંલો ખાવા ન્યા ગયો એ મા બાપ કે પણ મને એમ થયું કે હવે તો પૂનમ પૂરી શું પૂનમ પૂરી થઈ ગઈ સારું થયું પહોંચી ગયો નહીં તો તું વયો જાત ને અમારો અહીંયા આવવાનો ફેરો નકામો જાત અને પાછા તમે અમને જ દોષ દે કે સાધુ એ બચાવ્યો નહીં એટલે તું તારી મેળે વયો ગયો મારા પૂછવું તો જોઈ હશે મા બાપ ભૂલ થઈ ગઈ રહી જાય રાતે ઉઠીને નીકળી જતો નહીં હા પૂનમ છેટ સવારે પૂરી થાય હા અરે મા બાપ કયો તો બેદી પીડ્યો રહો હવે જાતો શું બીજે દિવસે સવાર ગયો નાયા ગયા પૂજા પાઠ કરી પછી સ્વામી કીધું કે લ્યો હવે તમે તમારા ઘરે જાઓ સ્વામી હવે આવશે નહીં ને હવે નહીં આવે હવે તમે તમારે લેરા કરો અમે બેઠા છે જાઓ સ્વામી બેઠા છે જાઓ મહારાજ બેઠા છે જાઓ અને પછી ગયા ને કાળ ભાગ્યો તે ગયો છે સહવાસથી થાય છે ગોપાળાનંદ સ્વામી અગતરા એવા છ મહિના રોકાણા અને કોણ જાણે એ મહાપુરુષ ને આજો બેઠા છે હા તો એમને એવી કરુણા થઈ કે આ કેટલાય વૃદ્ધો છે હવે એને બીજો જન્મ મળે ને ક્યારે સત્સંગ ઓળખાય ને ક્યારે ભગવાનનું ભજન કરે ને ક્યારે એને ભગવાન મળે તો કાળને અટકાવી દીધો અગતરાયમાં જેને આયુષ્ય પૂરા થઈ ગયા તો એ બધાને જીવાડ્યા અને સ્વામી બધાને વાતો કરે સહજાનંદ સ્વામીને ઓળખાણ કરાવે ભજનને માર્ગે ચડાવે તે કાળને રોક્યો પણ રોકવામાં થયું શું કે કીડી મકોડીએ ના મરે કારણ કે આવે કાળ તો મરે કૂતરા લેર કરે ક્યાંય કૂતરું મરે નહીં બકરું મરે નહીં ઉંદરડું મરે નહીં મકોડું મરે નહીં કાંઈ બિલાડું મરે નહીં કશું મરે જ નહીં છ મહિના સુધી અને આ ડોસા ખડી ગયેલા હતા એ બધાને સત્સંગ કરાવે સામે કે આ બધાને મારો ઉદ્ધાર કરવો છે અને ભગવાન ઓળખાવા છે છ મહિના સુધી કાળ આટો મારીને આમનો પ્રદક્ષિણા કરીને વિયો જાય પછી રેવાણો નહીં તો ગઢડા ગયો કાળ અક્ષર અક્ષરરૂઢીમાં મહારાજને જઈને પગે પડ્યો મહારાજ કે શું આવ્યા ઓહો હે કે મહારાજ ગોપાળાનંદ સ્વામી મને પ્રવેશ કરવા દેતા નથી મારે આપની આજ્ઞાનું શું કરવું અગતરાયમાં જવાતું નથી માણસો તો નથી મરતા પણ કીડા મકોડા આ કશું બધી ફાઇલો અટકી પડી છે વિચાર કરો એમના સાધુની આ તાકાત છે તા સહજાનંદ સ્વામીની ક્યાં કેવી વાત છે એટલે હું ક્યારેક ક્યારેક ને એમ ઘણી વાર કહી ગયો છું કે આ બ્રહ્માંડમાં ઘણા સાધુઓ આવશે ભવિષ્યમાં બ્રહ્માંડ રહેશે ત્યાં સુધીમાં પણ આવો ભગવાન નહીં આવે ને આવો ગોપાળાનંદ સ્વામી જેવો સાધુ નહીં શું ઐશ્વર્ય ભાઈ શું ઐશ્વર્ય વાપરા છે શું ઐશ્વર્ય વાપરા બિંદાસ વાપરા છે અને કોઈ બીજા સંતોએ વાપર્યા છે તો ક્યારેક ક્યારેક શ્રીજી મહારાજે રોક્યા છે ટોક્યા છે વ્યાપકાનંદ સ્વામી જેવા બધા હોય તોય બ્રહ્માંડ ખેડવે એવા સાધુ હોય તો સ્વામી મહારાજ એને રિસાઈ કહી દે તું ભગવાન થયો છો અને ગોપાળાનંદ સ્વામી નેવર ક્યારેય નહીં સહજાનંદ સ્વામીની હારો પરચા પૂરે એવા એવા ને રોકી એટલે કીધું કાળને કીધું જાઓ કાલથી પ્રવેશ આપશે ત્યાંથી મોબાઈલ કરી દીધો ગરડાથી એટલે હવાર થયું એટલે ગોપાળાન સામે તરત જ પર્વતભાઈ કીધું કે હવે અમે જાય છું તો કેમ તો બસ બસ હુકમ થઈ ગયો અગતરાયમાંથી બહાર નીકળે કાળને આજ્ઞા કરી હજી બહાર નીકળે ને એક આગળ જતા કુવો તો સ્વામીને એમ થયું કે અહીંયા આપણે નાવા ધોવાય નહોતા રોકાયો હમણાં કયું નીકળી જાઓ હવે કાલને પ્રવેશ કરવા દો ભાઈ તમે બેઠા છો ત્યાં સુધી નહીં આવે વાત છે પ્રથમનું ઓગણત્રીસમું અને પ્રથમનું ઓગણસાઠમું શ્રીજી મહારાજે એમ કીધું ગોપાળન સ્વામીને કે તમ જેવા જ્યાં સાધુ બેઠા હોય ત્યાં દેશ કાળ અને ક્રિયા રૂઢી જ થાય આ હે રૂઢી જ થાય સાધુઓનો પ્રતાપ એવા સાધુઓ એ કુવેર સ્નાન કરીને માટે બેઠા ત્યાં આઠ બ્રાહ્મણો નીકળ્યા લેવા દેવા વગરના આગળ જાડવા નીચે બેસી અને આ સંતોની નિંદા આદરી ટીકા કરી આ બાદ નકામા છે ને ભોગટિયા છે ને ફરી નીકળ્યા છે ને દંભી છે ને આવું છે ને તેવું છે એ ગોપાલ સાહેબ સાંભળ્યું પણ કઈ બોલ્યા નહીં પણ પછી તો કાળને હુકમ આપ્યો તો ને હે છૂટી આપી હતી તમ તમારે કરો બસ કે આઠેય જણાને જાડા ઉલટી શરૂ થઈ ગયા કાંઈ પણ ખાધા પીતા વગર ચાલુ થયું બધું એટલે એમાંથી એક બેને સદબુદ્ધિ સૂજી કે હવે આપણે સાધુની નિંદા કરીને એનું આ પરિણામ લાગે છે આવીને પગમાં પડવાય સ્વામી કે હા હા હા નાયા ધોયા નથી <laughs> અરે મા બાપ તમારી ગૌ છે અમારી જે ભૂલ થઈ તમારી નિંદા થઈ એટલે ગોપાળાના સ્વામી કે જુઓ તમારું ભલું કરવાની અમારી ઈચ્છા છે હવે તમને દેહે જીવતા રાખીને તમારું ભલું થાય એમ નથી કારણ કે તમારા આચાર બહુ સારા નથી જીવીને કંઈ સારું કરવાના નથી માટે જાઓ અમે તમને દેહ મુકાવીને તમારી સદગતિ કરીએ છીએ ભગવાન ભજીને પાયર ઉતરો આઠેય જણાને દેહ મુકાવ્યા એટલે કાળને રોકે ખરા અને કાળને હુકમ પણ કરે એક બેઠા હોય સહવાસ કેવું કેવું થાય છે હજી એનાથી એક મીઠી વાત હમ તમે વાલી સુગ્રીવનું સાંભળ્યું છે ને વાલી સુગ્રીવમાં બળ્યો કોણ સુગ્રીવ છે ને અને વાલી બે ભાઈ અડધી રાતે માયાવી નામનો રાક્ષસ આવ્યો અને પડકાર કર્યો યુદ્ધનો કે વાલી બહાર આવ અને તારી શક્તિ બતાવ અને ભાઈ આ સુરવીર ને કોઈ હુકમ કરે હમ આ ઘણી વાર નથી ક્રિકેટર ને એક બે કઈ જરી કહી દો કે આવા બોલ ફટકારી જાય જોઈ જોઈએ તો કેમ છે હે સચિન તેંડુલકર પહેલી વાર પાકિસ્તાન રમવા ગયો સોળ વર્ષની ઉંમરે ત્યારે કાદીર હતો એ ગુગલી બોલ મારતો એ પેપરમાં મેં બધું યાદ રાખ્યું છે મેં તેને જોયો નથી પણ એણે એને દૂધની બોટલ આપી આ પી લે નાનું છોકરું થઈને શું આવ્યો છું એ આ સચિને એવો દાઢમાં રાખ્યો અને એ સ્પિન બોલ કરે એને ફટકાર્યો સીધી સિક્સ મારી બીજો મારે બીજી ઉલાળી નાખ્યું એવો ધોયો તે દીનો કાદીર ક્યાંય ગયો હજી જડતો નથી નામ ભૂસાઈ ગયું બોલો એના ઇતિહાસ બોલે હટાવી દીધો કેપ્ટન એને જરાય વાત ન થાય આવું છે તો પડકાર કર્યો વાલીને અને વાલી અડધી રાતે આ હાથમાં ગદા લઈ એટલે સુગ્રીવ જાગી ગયો મોટાભાઈ જાય છે અને આ છે એ પાછળ આવ્યો અને માયાવે રાક્ષસ આનો પડકારો સાંભળ્યો ભાઈ હાલ તો ધરણી ધ્રુજે એવો બળ્યો વાલી હમ એ માયાવે રાક્ષસ ગુફામાં કરી ગયો એટલે વાલીએ સુગ્રીવને કીધું કે હું અંદર જાઉં છું મારીને આવીશ પંદર દિવસ લાગશે પંદર દિવસ પછી હું ન આવું તો તું પાછો વળી જાય ભલે સુગ્રીવ ત્યાં ત્યાં રહ્યો પંદર દિવસ રાહ જોઈ પણ વાલી બહાર આવ્યો નહીં ગુફામાંથી આ વાત સુગ્રીવ રામને કરે છે સુગ્રી એમ કે હું પછી બીજા પંદર દી રોકાણો પણ વાલી બહાર ન આવ્યો પણ લોહી બહારનો રેલો નીકળ્યો મને જાણ્યું કે મારા ભાઈને પંદર દિવસે તો એને મારી નાખે વધારે થઈ ગયો એટલે મારો ભાઈ વાલી મરી ગયો એટલે મોટી પથ્થરની શિલા ને ગુફાની આગળ મૂકી દીધી કે આ રાક્ષસ નીકળીને પાછો મને હેરાન ન કરે એમ ઢાંકી અને હું લંકા આવ્યો અને પાછો કે લંકા આવ્યો તો બધાએ મને એમ કીધું રાજ દરબારના માણસોએ કારભારીઓ દીવાનો મંત્રીઓએ કે હવે તમે ગાદી સંભાળી લ્યો એટલે પછી એમના આગ્રહને વશ થઈને હું પછી કિસ્કિંદાનો રાજા થઈ સુગ્રીવ બીકણ છે શીઘ્ર વિષયા શબ્દ છે એ વિષયોમાં લુબ્ધ થઈ જાય છે ભગવાન રામનું વચન ભૂલી ગયો છે અને એ તો મોજ શોકમાં રાજ આપ્યું ને તો પડી ગયો પછી સીતા ખોજનું કઈ સાંભળ્યું નથી હોય તમને ખબર હોય કે ન હોય પછી લક્ષ્મણને મોકલ્યા છે કે આ ચોમાસાને ચાર મહિના વયા ગયા આ કેટલો સ્વાર્થી છે આપણને ચાર મહિનામાં એક વાર પણ સુગ્રી પૂછવા નથી આવ્યો રામને તમારે સીધા પાણીનું કેમ છે આવો વિશ્વાસઘાતી વિષયી રાજભોગમાં લુપ્ત થઈ ગયો ડરપો કેવો કે પછી વાલી મારવા એને દોડ્યો વાલી જીવતો નીકળ્યો અને આને જોયો એટલે મારવા દોડ્યો કે તે મને વિશ્વાસઘાત કર્યો ભાતૃદ્રોહ કર્યો હવે તેને મૂકું નહીં મારવા દોડ્યો ઋષિમુખ પર્વત ઉપર આને શાપ એટલે ત્યાં વાલી સુગ્રીવ ચડી ગયો એટલે વાલી પાછો ફરી ત્યાં જયારે રામ અને લક્ષ્મણ સીતાજીની ખોજ કરતા કરતા નીકળ્યા ઉપરથી સુગ્રીવે જોયું હથિયારધારી છે ને મુનિનો વેશ છે નક્કી કપટી છે મનમેલા માણસો છે વાલીના મોકલેલા હોય વાલી અહીં આવી શકતો નથી માટે કોઈને મોકલ્યા છે હનુમાનજીને કીધું તમે જુઓ ને જો જોજો શબ્દો જોજો એ મને મારવા માટે કાવતરું લઈને આવ્યા હોય તો તમે ત્યાંથી મને ઈશારો કરજો એટલે હું આ પર્વત ઉપરથી છલાંગ મારીને ભાગી જઈશ એટલે દોડવામાં ચેમ્પિયન પાછો સુગ્રીવ કોઈ પહોંચે નહીં વિષયી ડરપોક વિશ્વાસઘાતી ખોટું બોલનારો પણ ખરો ઘડી કેમ કે વાલી મારો ભાઈ છે ને ઘડી એમ ભગવાન રામને એમ કે મારો કાળ છે આવા એના નિવેદનો છે આવો સુગ્રીવ હવે એક બાજુ વાલી તમે જુઓ પ્રતિજ્ઞાનો પાકો અને રાવણને બગલમાં મારીને છ મહિના ફરે કોઈ એનું નામ ના લે એટલો સુરવી એને ખાલી ધરતી પર હાથ પછાડીને એમ કીધું હોય કે રાવણ સીતાજીને મૂકી જાય ઓલો મૂકી જાય નાક લીટી ઘસીને મૂકી જાય આવો બળ્યો પેલો આવો નબળો બેમાંથી દોસ્તી રામે કરવી હોય તો કોની સાથે કરવી જોઈએ વાલી સાથે કરવી જોઈએ ને કારણ કે વાલી એક છલાંગ ન મારીને દરિયાને પાર ક્યાં કરવાની વાત છે મેસેજ મોકલે ને ત્યાં ઓલો સીતાજીને મૂકી જાય અનુભવ હતો એવો ભયંકર વાલી હતો નામ સાંભળીને આપી જાય વિમાનમાં બેસી બા અદબ મૂકી જાય એને ખબર પડે રાવણને કે વાલીની સાથે રામે દોસ્તી કરી છે એટલે બધું હંકેલી લઈએ છતાં પણ રામે વાલીની સાથે મિત્રતા ન કરી વાલીને માર્યો આવો બળ્યો એને ખલાસ કર્યો અને ડરપોક એવો સુગ્રીવ એની સાથે દોસ્તી બાંધી સીતાજીની ખોજની એની સાથે વાતચીત કરી એને એને મિત્ર બનાવ્યો આમાં કારણ શું તમને લાગે છે હે નહીં નહીં ભાઈ એક જ તમને તાજુબી ની વાત છે તો તમને ખબર નથી રામકથાની એક જ કારણ છે આ વાલીને છતાંય માર્યો અને આવો ડરપોક વિષયી ભાગેડું ખોટા બોલો નબળો વિશ્વાસઘાતી એવા સુગ્રીવની સાથે દોસ્તી રામે એટલા માટે કરી એની સાથે હનુમાનજીનો સહવાસ હતો એક જ કારણ જો હનુમાનજી વાલીની સાથે હોત તો રામ વાલીની સાથે દોસ્તી કરાવે આ કારણ છે સહવાસનું જો સંત આપણી પાસે હશે તો ભગવાન ગમે ત્યાંથી ચાલીને આવશે હનુમાનજી હતા એટલે સુગ્રીવને અપનાવી લીધો દોસ્તી કરાવી કોને હનુમાનજીએ કરી કે મહારાજ એ અહીંયા આવે ને થાય એ વાતમાં માલ નહીં હો આપણે ત્યાં જવું પડશે અને રામને લક્ષ્મણને ખભા ઉપર તેડી અને એમની પાસે લઈ ગયા હોય તે એમની દોસ્તી કરાવી છે અને હનુમાનજીએ કહ્યું સુગ્રીનો સ્વીકાર કરે જ્યાં હનુમાનજી સંત છે સાધુ પુરુષ છે ત્યાં ભગવાન છે વડતાલની નાનકડી ટૂંકી બે વાત કરીને પૂરું કરું મહારાજ બપોરના સાહેબ સમયે હરિમંડપ છે ને ત્યાં બેઠા હતા થોડા હરિભક્તો બધા બેઠા હતા કે મહારાજ કે અચાનક કે બસ હવે અમારે ઘેરે જવું છે હવે આ કેવી મોટી વાત બધા જોઈ રહ્યા કે ક્યાં તમારો જન્મસ્થાન બસ મોજડી પહેરીને હાલતા થઈ ગયા હાલો તમે અમારે હારે બધા કે પણ આમ હો હાલો અમારે ઘરે જવું છે હરિભક્તો કે હાલો ભાઈ આમનું તો શું બીજું ચાલતા ચાલતા જ્ઞાન બાગ આવ્યા અને ત્યાં બધા સંતો બધા ઉતારા કરેલા પરમહંસો ઉત્સવમાં આવેલા ને એ સંતોએ ઉતારા કરેલા એની વચ્ચે જઈને મહારાજ બેઠા અને હરિભક્તોને કીધું અમે કીધું હતું ને અમારે ઘેરે જાવ આ સંતની સભા એ અમારું ઘર છે <laughs> હવે એક જ એમનો સ્વમુખના વચન કહીને વાત પૂરી કરી સહવાસની મધ્યનો અડતાલીસમું શું છે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રહે છે ને વાત જો એમાં એક બે લીટી એ બોલ્યા છે આ અદભુત આપણને થાય વાત આપણે સમજ્યા નથી એ એક કહે છે મહારાજ કે જુઓ આ દેહ મૂકીને ફરી જન્મ ધરવાનું તો કોઈ નિમિત્ત નથી પણ છતાં અમારા અંતરમાં તો એવી જ વાસના વાસનાઓ વિચાર નહીં વાસના તો કોને કહેવાય બુરી વળગણ થઈ ગઈ હોય એને અમને છતાંય અંતરમાં એવી જ વાસના છે કે આ દેહને મૂકીને ફરી જન્મ થવાનું કોઈ કારણ નથી છતાંય કોઈક નિમિત્ત ઊભું કરીને કોઈક નિમિત્ત ઊભું કરીને પણ સંતના મધ્યમાં રહેવાય એવી અમને ઈચ્છા થયા કરે છે માટે સહવાળ શ્રવણ અને સહવાસનો બહુ મોટો છે ફાયદો પણ ભાઈ સહવાસ કરવો કઠણ છે નિભાવવો કઠણ છે એવી ઈચ્છાઓ થવી કઠણ છે સમય આપવો રોકટોક સહન કરવી ઘણું બધું છે પણ એની પ્રાપ્તિઓ પણ મોટી છે જો એકવાર સહવાસ થાય તો ઘણું બધું મળી શકે એમ છે અમારા અનુભવથી અમે કહીએ છીએ કે જો અમને આવા સંતોનો આ જોગી બાપા પુરાણી સ્વામી શાસ્ત્રીજી મહારાજ આવા સંતોનો જો સહવાસ ન હોય તો અમને જીવનમાં કાંઈ મળત નહીં કદાચ કાંઈ ન હોત સહવાસથી કેટલું બધું મળે છે કે ત્રાજવાથી તોલી શકાતું નથી એ વાત સહવાસમાં છે અને ત્રીજું કયું છે હવે સેવા શું હવે ત્રીજું પગથિયું છે સત્સંગનું હમ શ્રવણ કરો સહવાસ થાય તો હજી બે પગથિયા ચડ્યા ત્રીજું છે એ સેવા છે અને એની વાત હવે આવતી આપણા શુક્ર આવતા શુક્રવારે લઈશું આજે આટલું બસ છે સહજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો